આ પૂરું થઈ ગયું આ પૂરું થઈ ગયું અને પછી વાપર ચાલુ થાય ને પેલો સાધાનો કાર હતો તે તાર અને માણસોની દુનિયા બધી હતી એટલે અત્યારે સમાજ છે એવું ચાલુ થઈ જાય ત્યાં સુધી બધા સમાજ એવું કશું હોતું સ્વસ્થાનથી હોતી ત્યાં સુધી જોડિયા જન્મ લે જોડિયા સંસાર મળે જોડિયાને જન્મ આપે અને પછી થોડુંક રહીને જતા રહે એવો કાળ હતો એને યુગલિક કાળ કહેતો હતો યુગલિક આખો સત્યુગનો બધો એવો કાળ ત્રિતાનો પણ રહ્યો પણ પહેલાં થાય તો અડધું એવું થઈ જાય પછી ઓછો થઈ જાય પછી આ ચાલુ થાય બધું સુખનો કાળ કલ્પવૃક્ષો હોય તો બધું જે ઈચ્છા કરે બધું મળી જાય એમને કશું કશી જરૂરિયાત નહીં દુઃખ નહીં આંસુ નહીં સુખ ત્યાં કશું જોયું જ નહીં એટલે પતિ પત્નીનો સંબંધ નહીં પણ આવું કુદરતી જીવન હતું પછી ચાલુ થાય છે તે પહેલા પહેલા આમના પિતાજી ઋષભદેવ એ અને એ જોડ્યું જન્મ્યું સાથે જીવ્યું અને જન્મ થયા તે આ ભરત ચક્રવર્તી એની સાથે અને બ્રાહ્મી અને અઠાણું પુત્રો કોના ભરત રાજા ભરત રાજા બીજા અઠાણું ભાઈઓ છે અને પછી બીજા પત્ની એવા આવ્યા કે યુગલિયામાંથી કંઈક એવા તોફાનમાં બિચારા બે જોડે અને તોફાનમાં બેસતા કોઈ પેલું મોટું ઝાડ મોટું પડેલું ને અહીંયા આગળ એ ભાઈ ગુજરી ગયા પ્રત્યાન ત્યાં હવે આ લોકો ગુજરી ગયા શું જાણતા હતા કોઈ મરણ શું નથી એ શરૂઆત થઈ તે વખત પછી હું તમને સૂચન કરીશ કે જય ભિક્ષુનો છે ને ઋષભદેવ વાંચજો તમે કરો જરૂર વાંચજો ત્યાં મળશે તમને હમણાં નવી એ લોકો હમણાં કુમારપાલે સો સો વર્ષ ઉપર થઈ ગયા ને જય ભિક્ષુને એટલે જૂના હતા તે બધા એમને આખી સિરીઝ પોતાની નવી આખી બનાવી બસ આપણે કુમાર પર એમ નથી કરાવે જય કુખોના વર્તમાન વર્તમાન અસલ નામ વર્તમાન હા તો કુંવર પર ખબર નહીં એમાં ખબર નહીં હા તખલું છે લેખક તરીકેનું બસ આ બરોબર છે જૈન તરીકે છાપ એવી નથી દેખાતી એમને રૂપદેવ વેદો બધાનો ઉલ્લેખ ફારસી ઉર્દુ બધાનો કયું પેલું અકબર હેમું વિક્રમાદિત્ય વિક્રમ એમાં જોશો તમે પેલી આપી જાય ને તો એકી શ્વાસે વાંચીને લોકોને એટલી ગમી સરસ છે કૃષ્ણ અને માનવ સંબંધ છે કૃષ્ણ અને માનવ સંબંધ તો ડઝનેક પુસ્તકો અમારા જે રિલેટિવ હતા એ બધું એમને પછી પેલું માધવ ક્યાંય નથી એ કૃષ્ણ ભગવાન નું જીવન જે લાવ્યા છીએ ને આપણે જે સમજીએ છીએ એ કઈ સમજીએ છીએ પણ અમને એકચ્યુઅલ માનવ તરીકે કેવી રીતે બધું આયુષ્ય બહુ બતાવે છે એના આઠ ભાગ એટલે આઠમા ભાગમાં એ ગુજરી ગયા અડધો લખો સાત ભાગ તમને બધું બહુ શોખ છે તમે તૈયાર કર્યા છે વધુ ક્યાંય ત્રિપાઠી નું શું થયું છે કે અમિત ત્રિપાઠી એમબીએ થયેલો બેંકમાં નો જોબ કરેલો કરતો બેંગાલનો છે મને લાગે છે પરંતુ એ ચૌદ ચૌદ વર્ષ બેંકોમાં નોકરી કરી પણ એને લાગ્યું કે શિવજી અને શિવજીનો ધર્મ અને શિવ ધર્મ ફેલાયો છે ભારતમાં અને જે રીતે શિવજી સમજાયા છે મિથોલોજીકલી મિથોલોજીકલી તે એકચ્યુઅલી ફ્લેશ એન્ડ બ્લડમાં એવો હ્યુમન બિંગ હોવા ઘટે એટલે એમાં એ શિવજીનું આખું એમાં એવી રીતે લાવ્યા છીએ આખો પરિવાર બધો જે બધું આખું શિવ પુરાણ આવ્યું છે એમાં મેલુહાથી ચાલુ કર્યું છે મેલુહા એટલે દક્ષ પ્રજાપતિ ત્યાંથી ચાલુ થયું છે અને બીજું છે ગણપતિ અને એમના પર છે <laughs> બહુ સરસ છે એ આખું સાઉથ ઇન્ડિયામાં અને નોર્થ એ આખું છે તે વખતનું બતાવ્યું છે શરૂઆત મેલુઆમાં પહેલામાં કહે છે કે આ શિવજી છે તે નોર્થમાંથી પ્લેનમાં પ્લેન હિમાલયના પ્લેન્સમાંથી આવેલા એક ઇમિગ્રન્ટ છે આમ તિબેટન શબ્દ નથી વાપર્યો પણ એ બાજુના નોર્થ ઇસ્ટ ત્યાંથી ઇમિગ્રન્ટ છે અને દક્ષ તરીકે સ્વીકારતો નથી આ કોઈ પરદેશી છે એને પેલી સીતા આકર્ષણ સતી આકર્ષિત થઈ જાય છે એની દીકરી તે આને તું આને રખડતા બહુ એને સારું લખ્યું છે અમિત ત્રિપાઠી બહુ ફેમસ થઈ ગયા ઘણું ફેમસ થઈ અને આપણા પેલા બેને કુંદનિકા કાપડિયા પેલી કાપ કાપડિયા એને એને ટ્રાન્સલેટ કરી હા એને ટ્રાન્સલેટ કુંદનિકા હા કાપડિયા એ એને ગુજરાતીમાં કર્યું છે ગુજરાત વાંચવા જોઈએ તો વાંચજો ત્રણ એમના લીધા છે નાગપંચ પછી વાયુપુત્ર છેલ્લું વાયુપુત્ર છે એમને બહુ શોખ આવું બધું જોવાનું તમે દાદા આપી દીધી આપણી લાઇબ્રેરીમાં છે હોલિસ્ટિક ઇઝ ધ ફેથ તમે કહેતા હતા ડોક્ટરની એ પણ છે બુક કઈ ફેથની હા ફેથ ફેથ ડોક્ટર માટે આ તમે જે બુકો કીધી ને એ લાઇબ્રેરીમાં લાવીને મારે મૂકવી જાઓ બધી છે ઇંગ્લિશ પર લાવો ગુજરાતી પર છે અને હિન્દીમાં પણ થઈ અને બીજી ભાષામાં થવા લાગી હતો તો પોપ્યુલર થઈ ગઈ હતો એ એના ઉપરથી થોડું ઘણું જે કહો છો ને તમે બાહુબલી એ એમાં થોડું થીમ એ પ્રમાણે લીધી કામની જે તમે બાહુબલી એકદમ તમે કલ્પના ના એટલી સરસ એમ કેરેક્ટર વાસુદેવ ને નારાયણ બે ભાઈઓ હોય મા જુદા હોય એને જે ધર્મ અને એનું રજૂઆત ફિલ્મી હોલીવુડ કરતા દાદાજી એને સરસ કર્યું છે હોલીવુડ બાહુબલી પિક્ચર બનાવ્યું છે ને બાહુબલી પિક્ચર એટલે એને હા અને એ ધાર્મિક છે એટલે વાસુદેવ ને બે ભાઈઓ હોય અને બળવાન હોય ને એ રીતનું બધું ધર્મને ભણી લઈને બનાવી છે અત્યારે e આખું મહાભારત આપ્યું છે ને તે પેલા ચોપડા રાખનારા કોણ ઉપર ચિત્રગુપ્ત બેઠા છે અને વારાફરતી બધા એનો આપણો નો કરે છે તમારું આવો અર્જુન આવો બધા મારા પડતી અરે મજા પડે એક હિસાબ કાઢે છે પછી કૃષ્ણને પૂછે કે તમે આમ કેમ ના કર્યું તે વખતે ભીષ્મને પૂછે કે આજે દ્રૌપદી નું હરણ થયું ત્યારે તમે ચૂપ કેમ બેઠા આપકી અદાલત મેં જીવું અદાલત જીવું હમણાં હમણાં બધું એવું લોકો બધું સુધી સુધી કાઢી લાવે બાહુબલી તો એટલું ઉપડ્યું છે કે હજુ તો ચાલે છે અને સિક્વલ એની બનવાની જાહેરાત થઈ થયો સાડા પાંચસો કરોડ હા અને એને સ્ટન્ટ હોલીવુડ કોઈ નથી કરે કરે છે ગાડી એટલે સેલ્ફ ડ્રાઇવિંગ ને ના પાછળ આગળ સુરત ડ્રાઇવિંગ આપણું આપણું ડ્રાઇવિંગ વાળા શોધે છે એટલે મને તો એની વાત કરો ડ્રાઈવરલેસ પણ એક પેલી ગાડી હોન્ડાએ કોઈ બનાવી છે રાઈટમાં જે વ્હાઈટ લાઈન હોય ને એને જોઈ એને જોઈને જ ગાડી ચાલે એટલે તમારે માથાકૂટ બહુ નહીં કરવાનું સેન્સર એવું હશે હાલું સેન્સર માણસને બાજુ મૂકી દેશે એવું લાગે છે <laughs> ગાડી મર્સિડીઝમાં આવી ગઈ કેટલી છે પ્રોગ્રામ કરી દો ડેસ્ટિનેશન મૂકી દો એટલે ઉપરથી સેટેલાઇટ તમને ગાઈડ કરે ચલાવે એને બધું દેખાય ને ઉપરથી કે કઈ જગ્યાએ ટ્રાફિક છે કઈ જગ્યાએ નથી એની આજુબાજુ શું છે એટલે એ પિક્ચર ઇમેજ ના આધારે કોઈ જગ્યાએ ખોટકાય ના એટલે એ લોકો નો ક્લેમ એવો છે કે ના ખોટકાય તો સેટેલાઇટનું પોઝિશન એ એ જ જોવાનું છે કે એ કયા રસ્તા એનામાં ફીડ નહીં કરેલા હોય કે જ્યાં જઈને એને એમ થાય કે હવે હું ખોઈ ગયું છું ક્યાં ગયો ક્યાં જો એમ માણસ બાપ કરી નાખવાના કરી નાખવાના જોજો એટલે એમાં શું છે કે હ્યુમન વિઝન ની સામે દેખાય અને આપણે જે રીતે સેફ સાઈડ આપણી કાઢી લઈએ એ બધું બનાવ્યું માણસ છે માણસ જ બાજુ મૂકી એ સેફ સાઈડ આપણે કાઢી લઈએ એવી રીતે ગાડીને ઉપરથી એનું મશીન કાઢશે કે ભાઈ એની આગળ ઝાડ આવે છે તો આ બાજુ લઈએ હવે તમે દુનિયા તમને કેવી લાગે છે એ બધી જેવી છે તે બરોબર છે એમને તો ટીચર તરીકે આવું પાછું બધાને શીખવાડવાનું એટલે તો પેલું મહાવરો કરી કરીને શીખ્યા છે અમને શીખવાડ્યો પ્રભુ શું અસમે મેં વિનાશ દરવાય ના પડે કઈ બોલું નતા એમટેડ એ તમારી જ ના તમારું રાજ બધે એમની હેમટેલો બહુ છે પાંચ એક બે ચાર તો થઈ ગઈ હશે દીકરાની કશું નહીં એમ તમારું કશું નહીં કશું નહીં દીકરો તમારો પણ હે જાણીએ પણ મારો નહીં પચાસ વર્ષ બહુ મહેનત કરી અમેરિકા આવ્યા પછી એમને બધે જાણે પંચાવન વર્ષની છે પંચાવન. ઉપર લખે ને નવા છે હા. એ આ લે- આ જ લેજો પણ એમાં પ્રેમાવતાર છે ને એ રાજુલ લેવીનાથનું છે દીકરી સંસાર સેતુ એ પેલા આપણે કોણ હતી? આપણે આપણા એમના સિદ્ધાર્થભાઈ બહુ વહેલા આવ્યા એ છે બુક ખોવાઈ ગઈ છે કઈ જવાની છે? સિદ્ધાર્થ બહુ વહેલા પંચોતેર માં આવ્યા લખી લો. હા, પંચોતેર તો એ બસ ચાલીસ પંચોતેર ત્યાર પહેલા તો પચાસ સાહીઠ ને ખરા પાસઠ વર્ષ કોણ વિનુમામાં એમને હમણાં જ ઉજવી પાસઠ વર્ષ ઇમિગ્રેશન અને ચાર જનરેશન આ આ કન્ટ્રીમાં એવું કઈ બધું કંઈક પાછું એ બધું પાછું નતા એ તો કરુમામાં તમારે અહીંયા જ ને કરુમામાં Kada? Mamina બેઠા બધા ચુનીમાં ચુનીભાઈ જેવા ભાઈ ઈમાભાઈ જેવા ભાઈ ઈમાભાઈ બે ભાઈઓ નિરૂપમા મામી ને અહીં બધા ભાઈઓ માસી માસી એમના એમના મામી બધા મારા માસી હું હેરાન થયા અમારા મામા જે અલ્ઝાઇમર હતો ને એટલી પચીસ ત્રીસ વર્ષ પછી છે ને છેલ્લે બીજા છેલ્લા વર્ષે બહુ બહુ જ કરી મારા બેન ને મારા કોઈ ના દીકરી દાદાજી એક પૂછું સામાન્ય રીતે આજે આ શરીર ઢીલું છે તો આમ દિલ પણ બાદ નીકળશે આ નીકળી બે બે જવા તો જ મને સારું લાગે છે ચાલવા થાય સૌથી પહેલું મને થશે અટકવાની પૂછો નીકળી ગયું આવશે પદ તમે તૈયાર રાખ્યું છે હરિવર બે ચાર પદ ખાસ છે અને એક નરસિંહ મહેતા નું તમારે ગાવાનું છે ખબર નહીં મને બધા બહુ સરસ ગાય છે એમના છેલ્લા છેલ્લા લખાયેલા ને ભક્તિ થકી ગયો સાતસો સાધન ફૂટી ગયા આત્મા ચિંત્યો નહીં એના વર્ડિંગ છે ને એટલા ફાઇન છે એટલે એમને બધું બહુ અનુકૂળ છે નરસિંહ મહેતા ટોળીમાં હશે એવું લાગે ઘણી વાર <laughs> હું કરું હું કરું એ જાણતા સકટનો ભર જેમ સ્વાદ તાણે સ્વાને તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પરે જોગી જોગેશ્વર કોઈક જાણે તો એક્ઝેક્ટ વ્યવસ્થિત બતાવે છે સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પરે એટલે વ્યવસ્થિત જોગી જોગેશ્વર કોઈ જાણે વ્યવસ્થિત એમને આવી રીતે કરવું એટલે અત્યારે આપણે આખું અકડતા હું કરું હું કરું આખું અકડતા બતાવી દેશે ગાળા નીચે કુલ કુટું ચાલે ને ગાળાને ભણું લઉં છે જગતના કારણે તે દાદા બહુ ગમે બાલાશંકર ફરી વસ્તુ નહીં બસ દાદાજી એમ કીધું કે કોઈ પણ વસ્તુ ઊભી છે ને તો એની પાછળ રુચિ છે રુચિ રુચિ રુચિ કે રુચિનો ભાગ જાય કેવી રીતે રુચિનો ભાગ જાય એટલે તો રુચિ જાય તો પછી એ વસ્તુ જાય પણ રસ પડ્યો છે બધો મોરો પડી જાય એટલે રુચિ ઢીલી પડી જાય નરમ પડી જાય પડી જાય આ રસ જ બધાને પકડી રાખે છે રસ એ રસ એટલે શું કે કર્મફળ આવ્યું અને કર્મફળમાં એને એ તો રસ છે જ અંદર રસમાં એટલા એ પોતાનું અંદર ભરી પડેલા છે જેને ચિકાસ કહેવાય પ્રકૃતિની એ સ્વાદ મોરો પડે પણ ક્યારે પડે અસલ સ્વાદ પોતાનો ચાખે તો જ પેલો સ્વાદ મોરો પડે અસલ સ્વાદ ચાખ્યો હોય તો હમ એટલે ચાનો સ્વાદ એવો હોય તો ચા પહેલી ચાખવી જ પડે પણ પછી ચામાં સ્વાદમાંથી નીકળી જવું એવું છે કે પછી એ આપણને બાંધી રાખે આપણે એના હેબિટ થઈ જાય એટલે એના કરતા જલેબી ખાય એટલે ચા મોરી પડી જાય એટલે એનાથી ઊંચું સ્વાદ જોઈએ તમને એટલે બધા સ્વાદોથી પહેલો સ્વાદ છે સુખનો સ્વાદ એ મને ક્યાંથી લાવે એ એ તો આત્મા સિવાય છે નહીં બ્રહ્માનંદ કે છે બધા એ સ્વાદ હતું પણ બ્રહ્માનંદ વસ્તુ જુદી છે અને આત્માનંદ વસ્તુ જુદી છે બેમાં બહુ મોટો ફેર છે શું બ્રહ્માનંદમાં શબ્દનો આધાર છે એ શબ્દ બ્રહ્મ છે એમાં અને આત્માનંદમાં એ શબ્દથી મુક્ત છે ટોટલ ટોટલી મુક્ત શબ્દ છે ફાઇનલી એ છેલ્લું છે બધા એ છેલ્લામાં પરમ શાંતિ અનુભવ કરવા માંગે જે પ્રયત્નો કરે બધા અને એવા આત્મસ્વરૂપ પુરુષ મળ્યા હોય એમની કૃપા ઉતરી કલ્યાણ થઈ ગયું તો આત્મા થઈ ગયા શરીર છે છતાંય આત્મા થઈ ગયા એટલે નરેન્દ્રભાઈ કરુણાબેન અમે આવીએ કોઈ પેલા ઇન્ડિયા આવીએ વસંતભાઈ કંઈક કેલમપુરીમાં ગોઠવાય તો તમને આવો ને ત્યાં આવશો અને તમને આખો સ્વાદ જ આપી દે જુઓ કેવું જીવન જાય છે બહુ સરસ જીવન ગયેલા બંને બહુ સારા તમને લાગશે ના ના આટલું બધું સરસ જીવન ગયું છે એમને તો બહુ મજા આવશે એટલા આનંદ કરશો તમે તમે તો ખુદ જ્ઞાન થઈ જશો સુરેશભાઈ આ મારા બે વડીલોને કહીએ છીએ કે અમે કિરણપુરી અમારી જ્ઞાન વિધિઓ આવી જાઓ લોકો જરૂર અને જણાવીશું અને તમે યાદ રાખો એ તમારી ફરજ જવાબદારી એમનો એમનો ફોન નંબર લખજો તમે લઈ આવજો અમદાવાદ કેરમપુરી જયારે ગોઠવાય ત્યારે જરૂર સુરેશભાઈ તરફથી અમને બધી માહિતી તો નવી નવી કલ્પના ના પણ આમાં ખાસ મારો જ્ઞાન શિક્ષાનો પ્રયોગ હોય છે ને જરૂર બતાવો જગ્યામાં આવશે Go, go, go. It's not Nine, nine four two eight nine one four two nine six. Okay seven nine એટલે two six one seven four six આ તમારો કહો એક minute nine four two nine zero three zero zero nine four two nine zero three zero zero five five five four nine four two five five five four nine four two nine zero three zero zero five four દ્રષ્ટિ એવી સૃષ્ટિ અને દ્રષ્ટિ શું તે જ મુશ્કેલી છે દ્રષ્ટિ કોઈ સમસ્ત મોટા મોટા થિંકરો વિચારકો કવિઓ નાટક બધા કહી પંડિતો મુશ્કેલી દ્રષ્ટિ પ્રાપ્ત થવી એ મુખ્ય વસ્તુ છે અને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી બહાર જે દુનિયામાં જીવવાની વ્યવહારમાં જીવવાની દ્રષ્ટિ છે એનાથી સુંદર જીવન જાય બધી રીતે સુંદર જાય એટલે વ્યવહાર શું છે એ સમજણ પડે આપણને એટલે આજે આપણે સત્સંગ છે ને આ ચોપડીમાંથી લઈએ અમારા ધ્યાનમાં આવે એવું કે લેતા જઈશું પછી લેવા છે તારે ચાલુ તો કરી દઈએ આપણે લાવશે એને ટાઈમે આરુજી તમે તો મુનિની માફક બેસી ગયા છો બરોબર છે it's a very good seat હા very seat you are able to reason okay but can I speak in Gujarati or English અરે વાહ અગિયાર નંબરની છે નિરોબી અગિયાર નંબરની છે ખબર છે ને તમને પણ છે અને ડિવિનેશન્સ વાળી પણ લાવો એ લઈએ ચાલો અમારા આરુષજી છે ને એટલે એમના માટે લઈએ અમારે થોડુંક અહીંયા બાજુ ઇંગ્લિશમાં જેવું આવડે એવું લગાયા કરીએ અમે તો એટલે પછી આમાંથી આ સુધી સુધી પછી એની આંખ બનાવી દીધેલી અને મારા જીએ શાહ સાહેબ હતા પ્રેસિડેન્ટ તેમને આ બધું અનુભવ સૂત્રો ગમેલા ને એ બધામાં સિલેક્ટ કરી કરી એકસો ત્રીસ પચીસ ત્રીસ જેટલા લઈ અને ડિવિનેશન્સ કરીને મેં ગુજરાતીનું ઇંગ્લિશ કર્યું ગુજરાતી એટલે આ પાના ગુજરાતી રાખ્યું ઇંગ્લિશ કર્યું અહીંથી લઈ ને તમે છે અગિયાર લાવે છે એની ઇંગ્લિશ સબટાઇટલ વાળો છે એટલે રોશના માટે ખાસ આ પેલી બધા આપી છે આપણે બધાને તે આપણા હોમ થિયેટરમાં જોવો ને હોમ થિયેટરમાં જ બતાવીશું ઓકે ભગવાન લાઈફ સ્ટાઈલ કરજો a stark ફેક્ટ અધરવાઇઝ આપણે તો we have to imagine Krishna Bhagwan. This is stark fact. How he lived. સમજે એટલે તમારે તો બ્યુટિફુલ રૂમ થિયેટર છે you can see there with best is of it બધું કન્સ્ટ્રક્ટિવ અને પ્રોડક્ટિવ બધું કરીને અને સમટાઈમ્સ એન્ટરટેન માટે પણ જોવાનું હા કે અને ધમ ધમ ધમ એ જોડે એ તો જોઈએ એમને આજના છોકરાઓ જરૂર પડે કાને થઈ જાય આપણા તો અને એમને મજા પડે અગિયાર માનું નરેન્દ્રભાઈ છે Aarush we are reading slowly હા and you where you find to understand more, just ask. जय सच्चिदानंद namo विक्रागाय नमो नियंतानम नमो सिद्धानम नमो आयनीयानम नमो वज्रायानम नमो वे सवसावनम ऐसो पंच नमुकारो સર્વપાવપણાસળો મંગલાણમ ચ સવિસીમ પરમમ ભવય જાણે છે એક્સપ્લેન મી નમો હરિયંતાણમ મિનિંગ આઈ બહુ નમો મીન્સ આઈ બહુ ટુ હરિહંતાણમ હરિહંત I bow to Arihant So what does it mean? Arihant means what? Bhagwan. Oh, Bhagwan, right. Too. But it is composed of two words, Ari and Hant. Huh? Compound. Ari has meaning. What is the meaning of Ari? Ari means uh, A-R-I. no H-A-R-I, no. Ari Ari means enemies. Antaram is destroyed. One who is, who is all inner enemies, negative attitude enemies are destroyed totally. Absolutely, 100% destroyed. I move to such a supreme being. Do you? That is very Amongst all the humanity is the supreme. Hmm? Though does not appear as supreme, but is there was It is like that. So anybody who sees him benefits just by seeing and all that, sitting near, etc. So Then Namo Siddharam, excellent, excellent. Sir, uh, uh, basic understanding મારા પપ્પા કીધું પણ બોલ whatever વોટએવર તને સમજ્યો હોય કે સિદ્ધારામ siddha siddha means ultimately relieved from this whole universe and stationed at the place of final abode of infinite bliss. Hmm? So, so Atma is nothing but the abode of infinite bliss. Repeat. Atma, Atma. soul, ah. soul, S-O-U-L. Hmm. Soul is nothing soul is nothing but, but an abode of, an abode of infinite bliss. Infinite bliss. B L I S S. Bliss, Gujarati word is sukha. Hmm. Only sukha, sukha, infinite, infinite. What do you understand? Is it good? Yes. Then nothing remains to search. <laughs> That's a final word That's it. Why? That Aryan first and Siddha second, if Siddha is so superior, most superior, most superior. Why second? You cannot have infinite bliss if you have enemies that are. No. Um, why? Because he has no body. He is only soul. Blissful that's it. And so long as body is there, we are in search of soul. And Arihant has searched and he is the embodiment of the soul, infinite blissful. but in the body. That is a such a siddha in a cage, body cage, C-A-G-E. So, so when the body cage, that final life point end comes, cage broken and the siddha. No, siddha cannot come here and we cannot benefit. So alien is more important because it's the body. Do you follow? Aryanam, Acharya. Acharya means Chancellor of the University, of the spiritual masters. You know, Acharya, Chancellor. Understand? So I bow to Acharya then Uzzayana means vice acharya, vice chairman, vice acharya, vice the top president, supreme president, vice president. And he will explain everybody else. Hmm? And Acharya directly, he is not uh, coming to now to explain and uh, uh, teach everything. He's these people they teach. Uh, and Namo Loe Sabhasavanam. Loe means in the uh, world. Hmm? Sabha means all. Savanam means sadhu. Sadhu meaning you know. What is the meaning Tui. of sadhu? Huh? Saint. Saint. Not sadhu. नहीं ये साधु से बोले ये साधु समझो न साधु सिंपल नहीं साधु द द D H DH, not D only, DH. Sadhu means what? Saint, priest. You know that? Huh? No. Sadhu means straight. Huh? And who can be straight? Head can be straight or heart can be straight. Either of the two. When you utter the word straight, you mean by heart or head? head heart or head? Both. Both. Straight. But uh, only head cannot be straight? Yes, it can. If your heart goes one way, your head can go the other. And your heart can be wrong where your head is right. But what do you think? Heart should rule the head or head should rule the heart? they should both have equal. Yeah, jointly they should work, no? huh? not one against other. બધું સમજે છે તો અમારા ગુરુજી એમને નથી કહેતા અમારા બંને એવા છે but in this time is it possible do you see all around like that no not all then what do you see all around head or what only one is prominent head is more prominent hmm. or heart? I would say head. Head. head. So that is called yes. <laughs> <laughs> Uh, in India, what is what is the situation? In India, heart. Heart. heart. No, not only heart. No, India. Different. In India, head rules the heart. <laughs> and here, heart lose, head loses the head. it's difficult for them to reach heart. In India, heart, head rules the heart. Actually, heart should rule the head. Is it not better? Huh? Yes. Yeah, both way you want. Either way, either. there should be balance. <laughs> <laughs> They should be balanced. એમ કે. Ah, that is very good, very good, very good. very good. ચાલો હવે આપણે આ લઈએ હા આઈ ટેક ધીસ એન્ડ ઓમ નમો ભગ- ઓમ નમો ભગવતે વાસુદેવા સેકન્ડ મંત્ર બોલો ઓમ નમો that is I bow to Vasudeva. Vasudeva means he is also supreme human being, hmm? giving direction, positive directions to all human humanity, huh? and protecting all weaklings uh, who are positive, who are overruled by the negatives that are powerful. So to come to the help of the weaklings, Vasudeva comes and it opposes the other people who overrule this people. So it comes like that. But Vasudeva is always worshipped because he is caretaker of all those who are oppressed. Hmm? and who need protection. Vowed. So the bow. And Om Namah Shivaya. What? Uh, Shiv, Shiv, Shiv means, is he person? Huh? Huh? God. God. God is a person or non-person? He can appear in a person. He can appear in a person. Do you understand what he means to say? Yes. So when he appears in a person, but these people say with that, with cobra and all, is it not Shiva? Yes. But mm-hmm. he sees as a cobra? No. Shiva in Sanskrit means compassionate feeling wise a person full of compassion. Full of compassion. And a person in whom feelings of compassion are gradually opening up and growing further and further. That is possible. It's a state in the body. Do you understand? State in the body. So now I go here. Hmm? During all my English discourses, these are selected ones, they are taken sentences. I will read. It is number 11 booklet. Number first, one. Shall we read it, sir? Huh? The more abnormality in human, in basic human living form, the more abnormality in basic living human form, the more abnormal it is nature. It makes sense to you? Okay, next. Say, such abnormality in human nature relationship is how we experience changes in the nature. Does it make sense to you? Okay, okay. Good. Second, human nature relationship balance is because the requirement of one is to supply the other and the requirement of the other is to supply the one and therefore it balances human nature relationship what does it mean it means human is nature and nature is human so human nature connection is so beautiful and good. Do you follow or not? Hmm. So human being should live as per nature's laws. Hmm. Nature's laws are not binding on anybody. Any human being can live as per natural laws which are simple in nature and natural way of living for human being. You follow? So this is how that has come out. Number three, real search for happiness in life is what? Speak. Repeat. Real search. Real search for happiness. For happiness in life, in life is, is not to build opinions this way or that way or, by binding definite opinions. By binding no, sorry, building. By building definite opinions. By building definite opinions about happiness. About happiness. Am I right? is it? Okay. True happiness lies. True happiness lies in understanding the cause behind the happiness. Is good. Oh, best of best. Oh, really? Actor, actor is great. Thakur the Great. Super engineer. Oh, oh. oh. Person? Person? Super engineer. Thakur, please sit here. અરે બાપુજી શું વાત કરો છો પણ બહુ પહેલા બોલી હતા કેટલા વર્ષો થઈ ગયા બહુ વર્ષો ગણો ને કેટલા વર્ષ દુધિયા છે નહીં પેલા એટલો ફાર્મ બનાવ્યો છે અમને દુધિયા એટલે આપણે આઈસી પટેલ પણ હતી જગ્યા ઈશ્વરભાઈ પણ હતી પણ ખુશ થઈ ગયા તમે મને કહ્યું પસંદ ભાઈ આજે કેટલું દૂર છે તમારું સવા કલાક તો હોય તો તમે અહીંયા એન્જિનિયર એન્જિનિયર ક્યાં હતા કયા ડિપાર્ટમેન્ટમાં હું Washington Suburban Sanitary Commission WSSC એટલે તે છે મોન્ટગોમરી કાઉન્ટી અહીંયા અને બીજી પ્રિન્સ જોર્જિસ કાઉન્ટી એમાં વોટર અને સુઅર સર્વ કરે એટલે એમાં હું ચીફ એસ્ટિમેટર તરીકે એને આખી સેક્રેટરી બહુ નરેન્દ્રભાઈ અમને ન્યુયોર્કમાં છે ને તે આપણા મોટા ભાગના મહાત્મા બધા છે તે ન્યુયોર્કના વોટર ડિપાર્ટમેન્ટ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ બધા એમાંથી બે ત્રણ મહાત્મા એક આપણે કીર્તિભાઈ તો નહીં પણ પેલા ભોગીભાઈ અને પેલું નરેન્દ્ર અને બીજો ત્રીજા લઈ ગયા વોટર ડિપાર્ટમેન્ટ અને એનો જે સોર્સ હતો ને એ સોર્સ જે છે ડેમ ને બહુ દૂર છે તમે સમજી ગયા એ સોર્સ એ લેખ મોટું જબરજસ્ત ત્યાં સોર્સ ડેમ કરેલો છે અને એનું વટલ આવે છે તે આખી સિસ્ટમ હતી અદભુત હતી અને એ માટે એમાંથી ઓલમોસ્ટ સિક્સ હંડ્રેડ ફીટ આપણે ત્યાં બુદ્ધિ નથી એવું નથી નરેન્દ્રભાઈ પરંતુ આપણી બુદ્ધિ જરા ઊંધી થઈ ગઈ બધી એટલે જે છતું દેખાવું છે તો જલ્દી દેખાતું નથી કરવું છે છતું માગશું પાછું થઈ જાય છે હે આ તો બાકી તમે વિચાર કરો આપણે બ્રિજીસ કે રોડ કે એન્જિનિયરિંગ કે ફ્લાયઓવર્સ કે બનાવવા હોય ને પરંતુ તકલીફ એ છે જગ્યાઓ ઓછી પહેલેથી પ્લાનિંગ જ ગમે તેવું લોફ સાઈડે થઈ ગયેલું છે આજે કશું કરી શકે નહીં શું થયું એટલે કઈ આજે ના થઈ શકે તમારાથી બધું કરે છતાંય જો વિચાર કરે તો આજે સ્ટ્રક્ચર્સ એવા સરસ થઈ ગયા છે પરંતુ એ લોકો અહીંથી આ અમેરિકા જાય જાપાન જાય ચાઇના જાય જુએ ખરા પણ એનું કંઈ એવું નથી કરતા કે અહીંયા આગળ એનું આપણે ટ્રાય કરીએ એવું નથી થતું નથી ખાલી ટ્રીપ મારી આવે છે બધા ટ્રીપ મારી બધા જોયું પરંતુ હમણાં ફ્લાયઓવરોમાં કંઈક સુધાર આવ્યા છે ચોક્કસ સુધાર આવ્યા છે નર્મદાના પાણી સાબરમતીમાં લાવ્યા એ એ તો છે એમાં તો ના કર્યું છે અમે પરંતુ જીવનભાઈ હતા ને ત્યારે અમેરિકાથી એમને કહ્યું હતું કે ભાઈ કે સર તમે આ નર્મદાનું આટલું કામ છે ને તમે જો કહેતા હોય તો હું અહીંથી અહીંયા બધા પૈસા ઉભા કરું તે વખતે કંઈક બે હજાર કરોડ એટલા પચીસ મિનિટ છે જૂના તે વખતે સૌથી પહેલો સ્વપ્ન તો ભાઈ કાકાનું એ જુદી વસ્તુ એ તો ઓરિજિનલ વસ્તુ એ તો વાત જ ક્યાં થાય તો નેહરુ બધું એ વાતો કરવા જેવી નથી આ ભારત દેશની વાતો મજા નથી એમાં આ તારી વાત છું બે કઈ બે અઢી બે અઢી હજારનું હોય તો નર્મદા બધું આખું પૂરું કરી આપણે બધું તો પછી એમાં અમેરિકા બધે બહુ સરસ એવું હતું એ તો કંઈ અમેરિકા તમે જો તો અહીંયાથી અમે તો બધા સારી રીતે ઊભા કરી શકીએ છીએ અમે સોંપો પરંતુ અમને એનું સંચાલન અમને આપી દેવું પડશે પૈસા બધા નથી સંચાલન આપવું પડશે તમારી વાત સાચી જ બરોબર છે પૈસા ની ખોટ નથી પરંતુ તમે સંચાલન આપવાની વાત કરો છો મજા ના આવે એટલે કે તમે તમે તમે કરી લઈશું કે આ આપણી છે આપી હાલત છે એટલે આપણા ત્યાં ઘરમાં કોઈ એની કિંમત ના થાય મારા વાત કિંમત થઈ જાય એવું થયું છે એટલા બધા એમ દોડી આવ્યા છે બધા બુદ્ધિઓ દાદા દાદા જયારે એટી ટુ આવ્યા ને તો એટલે ફરીને જેવા આવ્યા ત્યારે કહે કે દાદા વસંતભાઈ અહીંયા ભારતનો ક્રીમ કઈ જુદી જ જાતનો છે આ બધા એ બધું તે વખતે તો જગ્યાએ હોઈ જવાનું હોય ઠંડીમાં પાથરવાનું ના મને પેપરમાં પાથરી પાથરી બરાબર બહુ બહુ ખાવાનું ના અમાર બ્રેડના ટુકડાના અને આપણા ચિકોદરા નવસારી વાળું એમના જે રામમોહનના બને ભીખુભાઈ કેમિકલ હતા એ અહીં પહેલા એ લગભગ સુડતાલીસ પચાસમાં આવી કોઈ ના મળે અને અહીંયા એમબીએ ને બધું એને એમને કરેલું પછી જોયું અહીંયા તેમને ભારતમાં નવસારીમાં ત્યાં નાખી હતી કેમિકલ ફેક્ટરીમાં પણ ભારત એટલે ભારત ગમે તો ઇન્ટેલિજન્સ સારું કરવા તે કશું ના થઈ જાય બધું કચરો થઈ જાય બધું થાકી ગયા બિચારા થાકી ગયા પણ એમને બહુ મુશ્કેલીઓ વિશે હતી હા ભીખુભાઈ બહુ મોટી ઉંમર પછી ગુજરી ગયા તેની વાત એ તો ક્રિમિયા બનાવી ક્રિમ આવી છે અને એમને ભારતની પડી છે એવું નથી પરંતુ હવે તેમ ટ્રાય તો કરે છે પણ શું થાય બિચારા શીખવામાં જરા સ્લો છે તો છે રાજકારણીઓને બાબુ લોકમાં ખોવાઈ ગયું તમે કઈ કરો ને જે બાજુ જઈ રહ્યા છે બરાબર છે એમને કહ્યું કરતા જે છે તે બસ સુંદર છે આવું છે મને આનંદ થયો તમે તમે પેલું જરોજ કાઢી કર્યું એનું આખી ચોપડી નીકળી ગઈ બધી ચોપડીઓ નીકળી ગયા પહેલા કરતા હતા એટલે બહુ ગમી ગયું ખુશ બધા છોકરાઓ મજા મજામાં પોત પોતે પેલી દીકરી બધા બધી મજામાં બહુ છોકરા આપણા બધા જોડે સત્સંગ ચાલે છે ત્યાં કોઈ રોજ ભેગા થાય છે આપણે સત્સંગ આ કેવી રીતે વાત નહીં કરવાની આપણે તો માનવ જીવન છે આ રીતે જ વાત કરવાની સમજાય છે કે નહીં અમારું તમારું અમે હોય જ નહીં હોય ખરું અને સત્સંગમાં આવી ના હોય પરંતુ સત્સંગમાં બધા જુદ જુદની માન્યતાઓ એ બધું હોય છે ને એના કારણે એવું થઈ જાય છે પણ ભેગા થાય કે આવી અત્યારે સત્સંગમાં ભેગા થાય છે બાજુ રાખીને આપણે એકબીજાનું વાતો કરીએ એકબીજાને સમજીએ વડીલ સાંભળો છો કે શું નામ આપનું ભૂલીએ પ્રભુભાઈ સાંભળો છો કે ઘરે બેસીએ ભેગા થઈએ હવે લોકો વીકેન્ડમાં શનિવાર કે રવિવારે કાયમ શનિવાર શનિવારે એવરી વીક ઠાકોરભાઈ આવે છે દીકરો આવી ગયો આપણે ઠાકોરભાઈ આપડા હા દીકરો અહીંયા છે સિસ્ટર બનેવી છે અહીંયા એટલે શું આજે વાતો કરો સત્સંગે ચાલો ઠાકોર તમે કરાયા છો બહુ અમારે તો અમારો દીકરો હતો સિનિયર બેઠો છે તે સિનિયર તું તારી રીતે કરીશ નહીં ડોન્ટ એટલે અરુષની સિનિયર અમે આજના છોકરાઓ શીખવાડે એવા છે એટલે સિનિયર કહેવાય નહીં ભાઈ એ શીખવાડે એવા નથી આપણે શીખવું પડે એવું છે હમ તે પાંચ સાત છે તો હું આજે વાંચી જોયું એની આગળ હું ચાલુ કર્યું તો અગિયાર ઇંગ્લિશ છે ને એમાંથી તો Arush I go further now Uh, real search for happiness in life is not to build opinions this or that way, or by building definite opinions about happiness. True happiness lies in understanding the cause behind such happiness. Merely pursuing that will not happen. What is cause? That should bring this true happiness. That is science, or no? Hmm? We should be after the cause rather than trying to understand what is before us. Cause. And everybody seeks happiness. Who does not like happiness house? Tell me. Can you find one, someone at least? No one. No one will be, you cannot find anybody who does not want happiness, right? Are you sure? Yeah. How many percent? know I'm dead my boy. How many percent? Almost positive. Almost, almost 100%. almost. 100%. Right. to have one person is a great. Mm-hmm further. Egoism itself is not bad, but the harm that egoism entails is damaging. Do you follow? Very good, sir. One must be very vigilant about that. When one begins to understand what great damage egoism causes, that very experience is the state of development. When one understands that what a great damage egoism caused! that is the start of development. Right from that point, that understanding part. Next, egoism is born and egoism passes away, and not the body. Repeat. Egoism is away, and not the body. Well, man. Egoism is born and egoism passes away, not the body. And it is egoism that gets liberated, not the soul. Guru? Hmm? It is the egoism is liberated, not the soul. Not the soul. If soul has to get liberated, is soul is not soul at all. That is reason to understand what soul is. Different from the body, or no? Hmm. So that Arihant is the supreme one. Hmm. And then for us to learn that chancellor after Arihant, Acharya, hmm. vice chancellor after that, hmm. who can uh, teaches us all the scripture and all these things just fluently. And then sadhu, hmm? a spiritual teacher, sadhu. A straight, straightforward person is a sadhu. Is, is, is it true? So, a person straightforward at heart is sadhu wherever he is. He did not change clothes or be saint or anything. No, no. He can be in house also. Do you believe? Yes, yes. Yes, yes. Can you find somebody like that? a forward? Your papa is there like one? Huh? And your mommy? She's none? None? No, no. But, but she has the wisdom of. <laughs> oh, and it is egoism that gets liberated not the soul. In principle, the soul by its very nature of infinite bliss with other infinite attributes and qualities is independent and free in principle. For every individual soul, it was so, it is so, and it will be so perpetually upon liberation from egoism and karmic bonded state in migration. It's very simple. Hmm? Every individual is independent though related. Every individual is independent though related. Temporary relations are dramatic in nature. Do you believe? Huh? Reality, reality is within the permanent pure soul self. Do you believe? Hey, Arush. Yes. Uh, please, like, do like that. I can. Or yes, you can say yes. <laughs> Oh, yes. Say verbally. So Not in temp. Uh, reality is within the permanent pure soul self and not in temporary relations. Hey, you have not to say anything. Hey, you see yourself. <coughs> you mind yourself. <laughs> he mind himself. Uh, to me, that means it is my experience. To me, wherever there is life, I see God. That I speak, so it is put like that. In each individual soul, I experience oneness everywhere, and therefore I cannot insult myself. How can I hurt others when I am one with all? Do you understand? This is the self realized experience state. Hmm? Understand? Yes. There is no my in this. Hmm. You search there. That is what is required the research. Hmm. Research is that in all the scriptures of all these saints and all these things there, sayings and everything, you try to search and find out where is mine, where is not mine. You you can find out. If you find something where there is no my, it is correct to follow. કલ્પના મેં સમજ્યા તમે આમાં બહુ સિમ્પલ છે વસ્તુ સમજવા માટે સિમ્પલ છે Thakorbhai is it not so that my causes all the troubles. It does not mean that then in, in life what do you say? Can you not say this is my uh, my clothes and all that? Yes, about that you can tell. But about body, to tell my head and my mind and my intellect, is, it may cause trouble. It may cause turbulence. <coughs> <coughs> intellect, mind, everything is yours, but it does not belong to you permanently. Does it stay with you permanently? No. Okay. He says no. So what do you say? <laughs> you understand? Does this this sort of understanding scares you? No. It makes you more better understand. Right? It does not scare. Knowledge હો નોલેજ કેન સ્કેર યુ પપ્પા આપણને મજા કરાવશે ઠાકોર વાતો કરવા છે તમારે આ છો ફ્રીલી વાતો કરીએ વડીલ પણ આવ્યા છે ખુશ છીએ આવેલા એન્ગેજમેન્ટ <laughs> યાદ કરેલા મેં સોરી તમને ફોન નથી કરી શક્યો પાસે નંબર ના નંબર ના ગઈકાલ ટ્રાય કર્યો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો of the world. कण्ठे करति the એમણે કમ્પોઝિશન આ રાગ એમને બેસાડ્યો છે રાગ સુંદર બેસાડ્યો છે એમને અને આપણા રાધેશ્યામભાઈ પણ લાઈનો ખાસ બોલતા અને પછી એમને કોમ્પોઝિશન પર સરસ બેસાડ્યા બહુ સુંદર બેસાડ્યું અને આવું કે બાળાશંકર ની લાઈનો બહુ સુંદર છે માગતું આવે દોડું શું કહેશે માતું એ લાઈનો બહુ ફાઇન છે બહુ સરસ તમને ખબર હશે કદાચ સાચી વસ્તુ નહીં દીધી બહુ સુંદર બાલાશંકર ઠાકર કેવું બહુ સુંદર લાઈનો છે અદભુત છે લાઈન નો અર્થ એ જ થયો ને કે દાદા ભગવાન આપણે કોઈ શોધવાના હતા ગયા એ બધાને લાગુ પડે આપણને એમણે આ શું છે વાલ તો કરે શું છે આ પદ વિશે ભગવાનના પ્રેમનું વૃત્તિઓ આપણી એમની તરફ વળે છે એ આનો બધો મતલબ છે એનો સેન્ટ્રલ પોઈન્ટ છે આખો આપણી ભગવાન તરફ ભરે છે અને ભગવાન એમના પ્રેમથી ખેંચે છે બધાને અને પ્રેમ ઈશ દેહને લાગુ નથી પડતું એ ભગવાનના ભગવત ગુણને લાગુ પડે એમાં એ અને રંગ ભીનો ગુલાલ તો હોય જ નહીં ગુલાલ તો કોરો જ હોય પણ પ્રેમ રૂપી એ કૃષ્ણ ભગવાન ગોપી છે એ રીતનું છે ભક્તિ રસ અદભુત છે બીજું એની આગળના ભગવાન એમાં હોય છે એવી રીતે આગળના ભગવાન તો આખી થાય છે તારા ઉપર એમ ના બની શકાય વૃત્તિ વૃત્તિ વહે ભગવત ભગવત ગુણ એટલે ભગવાનનું દેશ સાથે હાજર પણ હોય એમના ભગવત પણ હોય એમનું જીવન તેમાં આપણી વૃત્તિ વહે એટલે આવું થાય એટલે કવિ બહુ વિચારક છે એટલે શું છે સાહેબ એક છે લક્ષ્મીસિંહ જોઈએ અરે આ બે અમારા નરેન્દ્રભાઈ અમે ન્યુઝીલેન્ડ હતા અમારા દીકરા નાના દીકરા ત્યાં અને તે વખતે બહુ સારું વખત હતા આપણે અને એ તો કામ પર જાય એનું જાય અમે આખો દાડો બેઠા આવીએ પછી લખવું હોય મને બહુ થાય તે વખતે સુરેશભાઈ સુરેશભાઈ કે આ ભાવેશ છે અમારો મોટો જયેશભાઈ હતો અને સોનર દીકરી હવે સાંભળજો સાહેબ તો મેં શું કહું આ લોકો મારી પાસે તો કંઈ ખાસ આપવા જેવું છે નહીં સામાન્ય વ્યવહારમાં લાગે કે બાળકોને આપણાથી કહી દે કે આપણાથી ભૂલ નહીં ભૂલ દે કે આવું શું આપી શકું એટલે મારું તો આ ચાર્યા જ કરતું હતું મશીન અને મારી આધ્યાત્મિક ડાયરી બેઠા એ બેઠા ભાઈ લખવા બેઠા હતી ડાયરી હતી ડાયરી બધું કરીને આટલી ડાયરી ભરી ગઈ આખી બધું જ આ જ વાતો હતી પછી ત્યાંથી પોસ્ટલ હોય છે ન્યુઝીલેન્ડમાં પહેલાં અને એમાં પેલું વખતે બધું હોય કે એક બેન હતી મોટી ઉંમરની એ ચલાવે ચાલીને બજાર નજીક હતું ગયું લોકો બેન અમારી ડાયરી છે પેલી સ્પાયરલ પાનાવાળી તો તું મને ઝેરોસ કરી આપે આપણે એક્ઝેક્ટ આપીએ જ પ્રમાણે અહીંયા સાયકલ ડુ એટલે એને ઝેરોસ કરી આપેલું મને અને એ ઝેરોક્સ આવું આવું આપી પ્રમાણે કહે એ ડાયરી તો નાની હતી આટલી કે હું કરી દઈશ આ પ્રમાણ કર્યું પછી એનું બનાવીને કરાવી અને પછી મેં કહ્યું કે જો તમારી પાસે બીજું તો કંઈ ધન ને લક્ષ્મી કેવું એવું કંઈ છે નહીં મારી પાસે પણ જે અમે જીવન જીવાયું એ તમને આપીએ જ તમારા હાથમાં અને તમારું જીવન છે તમે સંભાળી શકશો એ રીતે આખું આ થઈ ગયું પછી તો પણ કોઈના હાથમાં આવીને ખબર પડી એટલે સુરેશભાઈ તમે જોયું છે ના મને કોઈ આપ્યું નથી આજે મળી જશે એમાં શરૂઆત છે પહેલું પાનું વાંચું છું હા દાદા ભગવાનના સીમ જે જે કરો પેજ બનતી છે જેનો કાળ તે કર થઈ રહો જેનો કાળ તે કર એટલે કહે છે આ એક કવિનું છે બધું આ પદ બહુ સુંદર છે આધ્યાત્મિક પદ દાસી આશા પીસા પીસાચી થઈ રહી આશા છે ને દાસી પીસાચી થઈ ગઈ અને કામ ક્રોધ કેદી લોકો એનું કામ ક્રોધ તેના કેદી થઈ ગયા જીવ્યું ધન નથી એનું દિશે ખાતા પીતા બોલતા નિત્ય છે નિરંજન નિરાકાર ખાતા પીતા બધું દેખાય છે પણ કાળ નિત્ય જીવ્યું ધન્ય તેરનું રે જાણે સંત સગુણા સંત સગુણા મોટો શબ્દ સુંદર છે એ વાલિયા જીવોનો જ હોય છે જેને હોય છેલ્લો અવતાર રે જીવ્યું ધન્ય દેહનું રે જગ પાવન કરતે અવતર્યા અન્ય માત નો ભાર જીવ્યું ધન્ય તેનું તેને ચૌદ લોકમાં વિચારતા અંતરાય કોઈને ન થાય જીવ્યું ધન્ય તેનું રે રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી બ્રહ્માનંદ હૃદયના સમાય જીવ્યું ધન્ય એક કવિનું છે બહુ મજાનું છે આ પછી ત્યાર પછી બીજું લખ્યું આપણે એમને આપ્યું ગુજારે જે શિરે તારે શિરે ગુજારે ના દુઃખો ને બધું નાથ તે સહેજે એ જગતનો નાથ સહેજે છે કેમ સમજાશે એ બધું બધું ગુજારે છે તારા શિર જગત જગતનો નાથ આવું કરે છે કેમ સમજાશે જગતનો ના આવું કરતો હશે ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લે છે શું કહ્યું ઘણું ગણ્યું જે પ્યારું પ્યારાય અતિ પ્યારું ગણી લે છે જગતના કાચ ના યંત્રે ખરી વસ્તુ નહીં પાસે નસારા કે નઠારાની જરાય સંગતે રહેજે સારા નહીં નઠારાની કોઈ સંગત ના સંગત બહુ ખરાબ વસ્તુ છે કટુ વાણી સુને જો કોઈની વાણી મીઠી કહે છે પરાય મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે બીજા મુખે તું મુખે ઝેર ના લઈશ અરે પ્રારબ્ધ અરે પ્રારબ્ધ તો ગયેલું રહે છે દૂર માગે તો અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો ન માગે તો અડધું આવે જ વિશ્વાસ એ કદી રહે છે એ વિશ્વાસ ખૂબ મુશ્કેલ માણસને માર ખવડાવે છે દાદા યાદ વાત કરી હતી એક મહાત્મા આયા સંત બહુ વાતો કરી આવી પ્રકૃતિના મત થાય ક્યાં ક્યાં વિશ્વાસ કરવા જેવી વસ્તુ જ નથી કે છે એવું દાદાએ સમજાવ્યું અને અમે હતા તે વખત સાંભળી ગયા એટલે અમે તો તરત જ ફિટ થઈ ગયું કે આ પ્રકૃતિનો વિશ્વાસ કરવા જેવો નથી ત્યાં ફિટ થઈ ગયું હું મારા માટે આવું કરું તો પછી મારે જીવવાનું કેમ આ શરીર માત્ર પ્રકૃતિ માત્ર પરંતુ આગળ બોલ્યા પણ માફ કરવું આપણો ધર્મ છે એટલે આખું વાક્ય છે હવે સમજ્યા માફ કરવું આપણો ધર્મ છે વિશ્વાસ જરાય ના કરવું માફ કરવું આપણો ધર્મ છે એટલે વિશ્વાસ માર ખડ્યા વગર રહેશે જ નહીં અને માફ કરવું આપણો ધર્મ આપણે ત્યાં જવો જોઈએ જ નહીં એવું નહીં પ્રણવ આમ ત્રાસી કેમ જો <laughs> બરાબર છે <laughs> એટલે આ લખ્યું હતું આવું તો કોક કોક વાર જ ખેલ એટલે આમ કરીને જ જવું પડે આવું બધું આખું એ લોકોને બે દીકરાઓ ને દીકરી બને અપાઈ ગયેલા હતા પ્રકૃતિને માફ કરવાની વાત કરી પોતાની પ્રકૃતિને માફ નહીં કરવાની બીજાની પ્રકૃતિને માફ કરવાની પોતાથી ચેરિટી બિગિન્સ એટ હોમ પોતાની મારે મારી પ્રકૃતિ ચેરિટી બિગિન્સ એટ હોમ અહીંથી સૌ બહાર ક્યાં જશે એવું એનું પ્રોટેક્શન કર્યું કહેવાય દાદા એવું ના થાય ના એનો તારો વિશ્વાસ નથી કરતો હું માફ કરું છું કારણ કે એ મને વિશ્વાસ કરાવડાવવા જાય છે એ હું તને નહીં ગાંઠું બા પણ તું ગમે તેવું કરીશ તો માફ કરી જા પછી સમજી જાય કે પછી કઈ જાય કે જશે ક્યાં માફ કરો ચડે ના બેસે પછી વધારે એ દુનિયાદારીની ભાષા છે આ આ દુનિયાદારીની ભાષા નથી જગત સિદ્ધ બોલ્યા ને એના જેવું છે આપણી આપણા ભગવાન આપણી જોડે વાત કરેલા છે આ સાહેબને મારું બધું મારી પાસે સમજાવ્યું આ સાહેબને ફોરગેટ અને ફોરગીવ બે વર્ડ્સ છે ને ઇન ઇંગ્લિશમાં forget અને forgive એટલે for giving you yourself એમાં for અને giving એ hyphenated for giving you yourself I am there for getting you yourself પણ indirectly indirectly એ તો બાઇબલ બધું કે ના ના તો અને ઇંગ્લિશ આ બાજુ વેસ્ટર્ન વર્લ્ડમાં ચાલે છે તમે કર્યું ગુરુકુળ સાહેબ <laughs> અને નો મતલબ આવું બધું એટલે આ જે કહો માફ કરવાની વાત તો એ પ્રકૃતિ આપણને વિશ્વાસ કરવું વિશ્વાસ કરાય નહીં પણ માફ પ્રકૃતિ કોઈનો વિશ્વાસ કરાય નહીં એવું એમના શબ્દો હતા શું કહ્યું કોઈને આગળ કોને મૂકો તમે પછી સીધી વાત આવી મારો જ માર નાખું તો પછી બીજા કેવી રીતે માર મારી શકે આ દાદા જે મર્મ પ્રોટેક્શન કરવો પડે એમાં પોતે પોતાનો નહીં ખાવાનો બીજા ક્યાંથી દાદા પ્રેમથી પ્રકૃતિને એટલે બસમાં રાખવાની આપણે એને જાણીએ છોકરા છતાં આપણે અંદરથી માપી રહ્યા કરે છે અને બહારથી એને આમ જ છે ના ચાલે કેવી રીતે હમ આપણું જ આપણને પજવતો એને કેવી રીતે ગાંઠીએ એટલે છે આ તો બધી વાતો ઠાકોરભાઈ વાતો તમે ગણવા જયા છો મજા કરીએ બહુ વખત ભેગા મજા એક ગણ દાદા મહાત્મા મને એવું યાદ છે કે જ્ઞાન લેવા માટે સ્પેશિયલ ઇન્ડિયા અનુભવ શું છે તમારો ઠાકોર બોલો અનુભવ અમને લઈને આવ્યા હતા પછી પછી મળ્યા દાદા નામ સાંભળો સાંભળી સાંભળો આગળ શું જરૂર છે બરોબર બેઠા હતા બરોબર હતા તો ખોટું બધું બસ આવું ચાલશે પિતા રોજ સવારે હું જયારે ઉઠું ને હાજી ત્યારે દાદાના દરરોજ દાદાના ચાર વાક્યો તત્તણ વાર બોલું દરરોજ ગમે તે ગમે ત્યાં ગયો હોય કે ટ્રીપ પર ગયો હોય કે સગાવાલામાં ગયા કે ગમે ત્યાં ગયા હોય તો હું આ ચાર પોઈન્ટ બોલું પછી આગળ ચાલુ આમ તો પહેલું દાદાનું કેવું છે કે અથડામણ ટાળો અથડામણ ટાળો અથડામણ ટાળો અથડામણ અનુભવનો કોઈ છે કરવા આપણે પેલા ઠાકોર ના અમે લોકો અમારા ને ત્યાં એમના ભાઈના છોકરાના વેડિંગ હતા રમેશભાઈના છોકરાનું બિલ્ડિંગ એટલે હું ત્યાં કેલિફોર્નિયા ગયો હતો અને ત્યાંથી જ્યાં આવવાની હતી આલ્બુકરકી આલ્બુકરકી જ્યાં આવવાની હતી તો ત્યાં અમે લોકો નટુ છે તે તદ્દન છેલ્લી સીટ પર ગઈને બેઠા હતા આ બાજુ અમારે રમેશ પટેલ ને બધા આ દાદા ભગવાનની આતે બધી વાતો ચાલુ કરી એટલે મને નવાઈ લાગી આ દાદા ભગવાનની હાથે બધું શું ચાલે છે એમ એટલે મેં આમ કહ્યું પાછળ નટું સામે જોયું તો નટું કહી આવવાનું એટલે હું પછી નટું પાસે જોયો બકું નટું હું અડધો પોણો કલાકથી આ દાદા ભગવાનની વાત મેં સાંભળી કે આ જ્ઞાન મને એટલું જ થયું કે આ જ્ઞાન લેવા જેવું છે કે હું એમ આ જાણવા જ જેવું છે હું તો બરો આમ તો આપણે કહીએ કે હું આમ છું કેમ છું પણ કઈ રીતે જાણી શકાય આમ એવું કોણ છે લોકો દાદાને મારે બોલવું છે નટુ એવું નટુભાઈ એવું કહ્યું કે દાદા તો એમ કે જતા રહેલા એમ કે દાદા જતા રહે તો કોઈ તો હશે ને એમ કે હવે એમ કે જો એમ કે કનુભાઈ છે એમ કે પણ તે હવે અહીંયા આવે છે અને બરોડામાં રહે છે હું તારી પાસે એડ્રેસ છે તે કે બરોડામાં છે કનુભાઈને એને મને પેલી તમારી બેંકની નેશનલ પંજાબ બેંક ને હા તો એ બધું આપ્યું મને કે કેમ મૂકું નહીં મારે જ્ઞાન લેવું જ છે એટલે હું ઘરે ગયો અમારા ગામ ગયો ને હવે ગામ ગયેલા એટલે પેલો બે ત્રણ દિવસના એ પેલું ટાઈમ બધો એડજસ્ટ રાતના હું બે વાગે જાગી ગયો બે વાગે જાગીને હું બહાર ઉભો રહીને દાંતણ કરતો હતો એટલે એવા મારા બાળને કાર આવી એ મારા જે શાળા હતા ને તેનો છોકરો આવ્યો મને ભરત તું કંઈ થયું નાના ફૂ આવ્યું કે હું જાણું કે તમે લોકો જાગી ગયેલા હશે એટલે ખાલી તમને મળવા આવ્યો હું કહું બોલ મને કે તમારે કંઈ કામકાજ હોય તો બોલો મગો ભરત આપણે બરોડા જવાનું મને કંઈક કામ કરો હું ઘેર જાઉં બધા મજૂર લોકોને હું કામ પર મારા બાપુજીને હોપ્યા કે આને આ મોકલવાનું આ કરવાનું તે કરવાનું ને હમણાં આવ્યો છું હું કે એટલે ભરત એ બધું પતાવીને તેમ અમારે ત્યાં આવ્યો ને અમે લોકો પછી ભરત સાથે બળ આવવા માટે નીકળ્યા બળ આવવા માટે નીકળ્યા અમારે બધી ઉપાધિ થયેલી નર્મદાના બ્રિજ ઉપર અમે પૂછતા પૂછતા ત્યાં પહોંચી ગયા અને બાંડું ઠોક્યું તો કનુ દાદા બાંડું ખોલ્યું બોલો એમ કે મારે કનુભાઈને મળવું છે <laughs> મારે કનુભાઈને મળવું છે કે હું જ કનુભાઈ ક્યાંથી આવો છો બહુ ભાડું છે આવો બેસવાનું પછી એમણે મને કહ્યું કે આજે મારા ભણેજના કે કોઈના લગ્ન છે એટલે મારી પાસે દસ જ મિનિટ છે હવે તમે જાઓ તો બી મને મને કેમ મૂકું મારું કામ બી પતી ગયું મને કે કઈ દે પતી હું તમે મળ્યા એ જ બહુ થઈ ગયું એટલે મારું કામ બધું પતી ગયું તો તમે શું કરવાનું છે જે બધું કર્યું છે તો પછી મેં પૂછ્યું કે તમે ક્યારે મોડો તમે ગમે ત્યારે આવો તમે હું પરમ દિવસે પાછો આવું છું એમ કહીને પરમ દિવસે હું પાછો આવું છું કહીને ત્યાંથી નીકળતો હતો એટલે આ દીપકભાઈ હતા તો દાદાએ દીપકભાઈને કહ્યું કે તમે એમને ત્યાં મંદિરે લઈ જજો ને બધું પૂજાને હાથે બધું કરાવજો આમ એટલે દીપકભાઈ સાથે અમે ગયા તો રસ્તામાં પછી ત્યાંથી અમે લોકો બધી પૂજા અને હાથે કરીને પછી અમે લોકો ઘેરે જવા માટે નીકળી ગયા અને ત્યાર પછી ત્રીજે દિવસે આવવાનું એટલે પેલો મને કે તમને મૂકવા મૂક ના ના ના હવે તું હું મૂકવા આવવાનું કારણ કે હું તને રહેવું મૂકવું કે આતે થાય એટલે હું તો બસમાં જ જવાનો એટલે મેં ત્યાંથી બારડોલીથી જ બસ લઈ લીધી ને એમને ફોન કીધો કે હું બાડોલથી બસ લઈને આવતો છું તો હું ત્યાં બસમાં ઉતરું એટલે કરુણ દાદા ઉભા રહેલા હતા ત્યાં લેવા આવેલા બસમાં એ ક્યાં ન ઉભેલા એ તો ભગવાન જાણે કારણ કે અમારી બસ કેટલા લાંબેથી આવે બસ સ્ટેન્ડ હા એટલે ત્યાંથી પછી એમની સાથે હું ઘરે ગયા ઘરે ગયા પછી કે મુનહરબા કે તમારે જમવાનું આ તે મુકુભાઈ બધું જ બાકી છે એટલે પછી મુનહરબાએ ને જમાડ્યા બધું જમી લીધા અમે લોકો ત્યાં દાદા બી બેસી ગયા ને અમે એ લોકો અમે જમી લીધા ત્યાં ને ત્યાર પછી બધી દાદાએ કહ્યું કે મગુ મને બીજું કંઈ ખબર નથી મને એટલી ખબર છે કે જ્ઞાન લેવાનું એટલે હું આવેલો છું મને કે હા ચાલો એટલે અમે લોકો સાથે એટલે મને કે ઉભા હું આવું એટલે એ ગયા ને રિક્ષા લઈને આવ્યા એ રિક્ષાવાળાનું વધુ સારું ગયા ને રિક્ષા લઈને ઘરે આવ્યા પછી રિક્ષામાં બેઠા મધરબા અને દાદા અને પછી ફૂલવાળો હતો ને ત્યાં વચ્ચે ફૂલ ફૂલ વેચવાવાળાને હાર મરગાથી તમે ફૂલને હાર લઈ લો એટલે મેં ત્યાંથી ફૂલને હાર લઈ લીધા ત્યાર પછી અમે લોકો આમ ગયા અને ગાડી ઉભી રખાવી મને કહે ચાલો ઉપર મોકા ધોરમાં વાતો પડે છો પેલો મામાની પોળમાં દાદાનું મકાન હું કોઈ ક્યાં ચડવાના પણ બાપ હવે હું વિચાર કરું કે મનારબા ઝાડું કેમ લઈ લીધું નરબાએ હાથમાં ઝાડુ મને થયું આકડી બધું કહ્યું મારા મનમાં ચડતા ચડતા હું જોયા જ કરું કે પડે તો અમે લોકો ઉપર ચડ્યા ને દાદાએ છે તે બાણું ખોલ્યું તો એટલા બધા ઉડીને નાના બધા કબૂતરો ઉડીને નાના આજે મગું જો જીવતા જવાય તો પછી મુંધારમાં હતા ત્યાં બધું જાણું માર્યું ને ત્યાં આગળ સોફો હતો ત્યાં બધું નીચે ઝાડું મારી દીધું ને સાફ પાછું મૂક્યું પછી દાદાએ મને વાત કરી કે આ જગ્યા પર જ્યાં હું બેઠો છું ત્યાં દાદા બેઠેલા હતા અને જ્યાં તમે બેઠેલા છો ત્યાં હું બેઠેલો હતો અને દાદાએ અંદર નામગીત બધો કરેલો એટલે પછી એમને ત્યાં બધો મનહરબા કે એ બોલાવે તે પણ બધું બોલવાનું એટલે મનહરબા બી સાથે બોલવા લાગે અને અમે ત્યાં આગળ મારો નામગીતિ થયેલો સત્સંગ બીજું તમે નર્મદા પર તમને બ્રિજ પર શું થયું ને કઈ હા એમને એમને ખ્યાલ આવી ગયો કે નર્મદા બ્રિજ પર અમને પ્રોબ્લેમ થઈ ગયો તે એમ એમને કહ્યું ત્યારે મને થયું મગું આ જે છે તે આ એમણે જયારે કહ્યું ત્યારેથી જે છે તે આ જ છે અમે તમારી યાદ તમે કીધું હા કીધું પછી તમે કીધું મારે એક એક તમારે અમે તમારી રાહ જોતા હતા તમે એવું બોલ્યા અમારે કરું ભાઈને મળવું છે પછી એમણે એવું જ જે નાઝની આવેલી ને એને પોતાને ઇન્ટ્રોડક્શન કરતી વખતે દાદાજી આઈ એમ નાઝી એનું અમારે કામ પર નિકનેમ નાઝી છે શોર્ટમાં શોર્ટમાં એટલે એમને એણે કહ્યું નથી કે મારું નામ નાઝનીન છે પણ આ સત્સંગના વિડીયોમાં પાંચ વખત દાદાજી એને નાઝનીન તું આ કરે નાઝનીન આ ગઈકાલનું તાજું જોયેલું છે એટલે આ મને તો ખ્યાલ હોય ને કે એનું નામ છે પણ દાદાજી નાઝનીન આખું ઈરાનિયન આખું નામ એટલે હાજર તો ભાવિક સાહેબ બહુ ચાલુ વાતાવરણ એવું છે જવાનું છે તે અચ્છા ભાવિક મારા સેજુબેન છે આવ્યા અમારા સાથે અમારો ભાઈબંધ છે તપન કરીને એની બેન છે એટલે અમારા મોટા બેન અમદાવાદમાં છે અમદાવાદ અને એમના ત્યાં બિપિન બિપિનભાઈ પત્રક નું રોસ્ટર યાદ કરતો તપન બિપિન શાહ એટલે વિપિનભાઈ શાહ ત્યાં હતા ડેન્ટિસ્ટ અમદાવાદમાં તપોવન તપોવન ના દિવ્યમ ત્યાં પાસે હા એટલે એની દિવ્યમ દિવ્યમ એ દિવ્યમ બંગલાનું નામ છે તમે શું કહેતા બીજો બીજો ઓફિસનું પેલું પેપર નતા વાંચતા અને બધા કાગડિયા એ તો ભણેલો ઓછો ને ઓફિસમાં રહીને કાગડિયું ગરવી મૂકી દીધું અને એટી સેવનમાં પછી નટુભાઈનું કનેક્શન થયું કે આવું કાગડિયું મારી પાસે આગળ વાર આવી ગયેલું જે કાઢીને એમણે જોયું તે જ દાદા છે લોકો એવું વિનુભાઈ વિનુભાઈ આપણા ડેલાસ વાળા હા ડેલાસ તો કે આપણે હસુએ બરિયા વાળા ખરા ને તો એને ત્યાં મોટલમાં રહેલા તો અક્રમ રહી ગયું ત્યાં અચ્છા આ એટી સેવન ની વાત એટલે વિનુભાઈ નો ફોન આવ્યો મારો નંબર એટલે કે આ તો સારું શ્રીમદ જેવી જ વાતો છે એમ કે આમાં શ્રીમદ જેવી અને એ શ્રીમદ ના અખબ તો ક્યારે મારું દાદા આવે છે હિસ્ટરમાં આવવાના છે તો તમે ત્યાં આવો તો હિસ્ટરમાં મળ્યા તો એ તો બધા અમે એક એક દિવસ જવાવાળા માણસ ડાયરેક્ટ તમારે નાઇટ થોભવું પડશે એટલે મારે કામ ના એક નાઇટ થોભો તમારું કામ બતાવી કાલે બપોર પછી જજો ત્યાર પછી અઠવાડિયું આવીને ઉકળી જ રહેલા એને સોલ્વ થઈ ગયા જ્ઞાન ન મળી ગયું સંસ્કારી છે બહુ ભારે દીકરી વકીલ પહેરી મોટી નરસિંહનું ગૌડાણ હા નરસિંહનું કાશીનું ગૌડાણ જાગીને જોવું કર્યું જાગીને અમારે રોજ સાંભળવાનું નરસિંહ મહેતાની બધું જોવું નથી પણ એ બે ત્રણ વિડીયો છે આમાં નથી બીજી ચાર દાદા કોણ કોણ ઓલું રાખેલું શૈલેષ બસ અહીંયા આગળ છે એમ તો યશબંધમાં છે જાગીને જો આવડે છે તો કઈ જાગીને જો તો જગત દિશે નહીં હું दास तदरूप छे ब्रह्म लटका करे ब्रह्म पासे वेदतो तो मदे श्रुति श्रुति साखदे कानक कुंडल Den når jeg må have med nu her på. વિલાસત રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે સારું છે ભાઈ वेद तो एम कहे श्रुति स्मृति शाख दे कनक कुंडल विषय भेद नोए घाट घड़िया पछी नाम शकट नो भर जय श्वान ते करू करू हे जग्नानता शकट नो भ છે પણ રાગ એ છે થોડું આપણે જોઈએ આપણે વ્યવહાર એટલે લિવિંગ આઉટ વિધાઉટ ઓનિંગ બોલો વ્યવહાર એટલે living out without owning owning day to day લાઈફમાં આપણો જે આપણાથી વ્યવહાર થાય છે વ્યવહાર જે છે તુલ્યો હા એ તુલ્યો વિધાઉટ ઓનિંગ એટલે આપણે એને ઓન કર્યા વગર લીવ કરવાનું તે સત્યનો વ્યવહાર કહેવાય કેવી રીતે થાય વ્યવહાર થાય ખરો ને એક્સપિરિયન્સ નથી નાટકની પ્રેક્ટિસ કરું દાદાજી જ્ઞાન લીધેલું છે જ્ઞાન લીધું છે મુંબઈમાં જ્ઞાન લીધેલું છે આપની પાસે નામ કેટલું તારું અંકિત ભાવિક બધું જ છે ખરું ને કે તું કોણ તું કેવી રીતે શું કે હું એવું કે છે આજ્ઞા ગુજરાતીમાં તો meaning meaning dictionary meaning dictionary એટલે જે રિયલ નથી જે હકીકતમાં નથી રિલેટિવ એટલે રિયલ નથી પ્રેક્ટિકલ તો નહીં પણ રિસ્પોન્સિબિલિટી આવું છે બોલો રજ ક્યારે છે એટલે અહીંયાથી પાંચ મિનિટ કેટલા વર્ષથી છ વર્ષ છ વર્ષથી એવું છું અને ત્યાં આવ્યો તો ઇન્ડિયા કઈ આવ્યો તો ઇન્ડિયા કઈ જગ્યા મુંબઈ બોમ્બેમાં સ્કૂલમાં હા સ્કૂલમાં એ ખાલી ફરવા આવ્યો તો ઇન્ડિયા ના એટલે ઇન્ડિયા થી જ અહીંયા ભણવા આવ્યો હતો યુએસમાં અને ઇન્ડિયાથી છું તો સમજ તો પડે એવી છે ગુરુજી ક્યાં હા એ ગુરુજી એટલે મમ્મી તમે ક્યાં પેપર બોલી નાખ્યું એને ગુરુજી નહીં તારા ખબર નથી મમ્મી પૂછે ગુરુજી કોને કહેવાય શીખવાડે એને જે જ્ઞાન આપે હા શીખવાડે ને હા જ્ઞાન આપે શીખવાડે તો બહુ બધા જ્ઞાન જે આપે સાચા ગુરુજી સાચી છે બાકી બાકી છે બાકી નસીબ લાગશે તમારા આટલા સીએમ થી મળેલા નહીં મળે એટલે કારણ કે બેન પાસે ભણી હું ભણી નથી પણ બેન ને ઓળખું ને એટલે મમ્મીના પાસે સ્ટુડન્ટ આ બધા એમ બધા ઇંગ્લિશ આખું તો છ વર્ષ થી આવે છે અમેરિકા છ વર્ષમાં આટલું જ ભૂલી ગયો આજે શો છે ભણેલો છું શું કે ગુજરાતી મીડિયમ નતું એને એટલે ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ આજના છોકરા ઇંગ્લિશ છે રિલેટિવ એટલે વ્યવહાર અને વ્યવહારનું ઇંગ્લિશ રિલેટિવ એટલું ખબર નથી રિલેટિવ નો અર્થ તો સમજણ પડે છે ક્યાં શું રિલેટિવ એટલે મારું એવું અન્ડરસ્ટેન્ડિંગ છે કે જે રિયલ નથી એટલે જે આપણે ખબર નહીં એટલે હું એક્સપ્લેન નથી કરી શકતો એટલે તારી વાઈફ રિલેટિવ ને ઇંગ્લિશમાં બોલ એને વાઈફ છે કે નહીં હા ખરી છે કે નહીં છે છે પછી એ રિલેટિવ <laughs> છે કે રિયલ છે વાઈફ શું બંધ કરી વરસાદ પડે સારું વરસાદ ને તો હું સારું જ કહું તો વરસાદ ક્યારે ગમે ત્યાં ગમે ત્યાં પડે તો સારો કારણ કે આ લોકો એટલો બધો એને બગાડી નાખ્યો છે એવું બગાડી લીધો છે અને કેલિફોર્નિયા બૂમ બૂમ કરે છે અત્યારે જબરજસ્ત અઠવાડિયામાં બે જ વખત લોનનું વોટરિંગ કરજો જે રોજ કરવા બધું બંધ કરાવી દીધું પણ એ તો પાણી બહુ છે તો ફાવી જાય છે અને ખરા કોઈ ભાઈ આ એરિયામાં સારું છે ઓછું છે હમણાં ઓછું છે ગ્રાસ બધા પીડા થઈ ગયા હા એ વાત એ સાચી એટલે વરસાદ નથી એને લઈને વરસાદ ઓછો છે અને પાણીનું બી રિસ્ટ્રિક્શન આમ ઇનડાયરેક્ટલી તારું નામ દે સ્નેહા મે સ્નેહા સ્નેહ બાજુમાં કોણ છે તારે નામ શ્રેયા શ્રેયા પેલી કોણ નામ શું શ્રેયા એન્ડ <laughs> દાદાજી શ્રેયા અને વિશિત હમણાં જ આ વર્ષે લગ્ન થયા છે અને એ ભાવિક અને વિશિત અને એક બીજો એક છે સાગર એ ત્રણ જણા સાથે છ વર્ષ પહેલા ભણવા આવેલા ત્યાંથી પરિચયમાં છે ભણવા આવ્યા પછી અહીંયા આગળ યુનિવર્સિટીમાં પછી અહીંયા આગળ જ આપણા ઘરે રહેલા પહેલા આવ્યા ત્યારે ભાવિકની સાથે પુલિનાનંદજીએ ભેગા કરી આપેલા પુલિનાનંદજી ભાવિક ના ઘરની સામે જેમનું ઘર ને માસીના ઘરની સામે જે સરીબેનની સ્કૂલમાંથી પિકનિક જાય છે ને જે સરીબેનની સ્કૂલમાં છોકરાઓને પિકનિકમાં લઈ જાય છે ત્યારે જે પેલી બસ નું બધી વ્યવસ્થા કરે છે મીનાબેન એ એમના સગા માસી ના સગા માસી શું નામ કયું મીનાબેન મીનાબેન દવે એટલે એમને સત્સંગ એ રીતે થયેલો અને એમાં પછી ભાવિક ને અહિયાં ભણવાનું હતું એટલે પુલિનાનંદજી અમારું નામ આપેલું પછી કોન્ટેક્ટ થયા ભાવિક તું કેવું ભાવિક પટેલ શાહ કે પંડ્યા પણ બ્રાહ્મણ છું જનોઈ પહેરું છું એવું પડે ના અમેરિકા બધું આવું છે લવ કરે બધું શું ઠાકોર વાત કરી કરીશું કહો જો ઠાકોરભાઈ આપણા છે મહાત્મા બહુ પહેલા જ્ઞાન દીધું છે એમનો અનુભવ કે છે રોજ સવાર ઉઠું ને તો ચાર વાક્યો દાદાના હું ખાસ પહેલા પહેલા બોલી લઉં ત્રણ ત્રણ પાંચ પાંચ વાક્યો છે અને પછી મારો ઘરનો વ્યવહાર ચાલુ કરું એ બધો વ્યવહાર કહેવાય ઊંઘમાંથી જાગીએ અને પછી આખો દાડો બધું લાગીએ બધો વ્યવહાર ફક્ત ઊંઘી જઈએ અને વ્યવહાર કહેવાય ના કહેવાય તો પછી રાતે ઊંઘી ઊંઘી ઊંઘ આવે જ નહીં આવે તો ખરી ને વ્યવહાર કહેવાય બધો જ વ્યવહાર ચોવીસ કલાક શરીર જેવો બધો વ્યવહાર હવે સમજો એટલે બાઇક જોડે તો જીવું છું એ બે વાત આવો પણ એ કેવો છે કે બાઇકને એવું ના લાગવું જોઈએ કે આવી રીતે રહેશે મારી જોડે એને રિયલ લાગવું જોઈએ કે ભાઈ મારે બહુ સારી રીતે પ્રેમથી મારે બહુ સરસ લાગે છે લાગવું જોઈએ ને અને તારે કેવી રીતે રહેવું જોઈએ મારી વાઈફ છે પણ અત્યારે તો હમણાં પડ્યો છું ક્યારે પડે કેટલો વખત પડ્યો બે જ પછી અત્યારે એકદમ ના લાગે અમારી જેમ સાઈઠ વર્ષ ના પેલા અમીન સાહેબ કે ને જો હસ્તો ત્યારે ભાઈ થઈ ગઈ એમ અઠામણ ટાળો પછી બીજું આ શું ઠાકોરભાઈ રોજ સવાર બોલે ત્રણ વાગે પહેલે જ ફરતી બોલો સવારમાં હું ઉઠું સવારમાં ઉઠે પછી અને પછી જોઉં છું કે હું કોણ છું હું તો શુદ્ધાત્મા છું તો મારું કામ આ ઠાકોરભાઈને જોવાનું ને જાણવાનું છે આ મારું કામ આખો દિવસ જ્યારે બી હોય તો મારું કામ ઠાકોરભાઈને જોવાનું અને જાણવાનું છે હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ઠાકોરભાઈ થઈ ગયા તો આ દાદાની જે બધી વાતો હતી તે ધ્યાનમાં રાખેલી કે દાદાએ કહેલું કે ભાઈ પહેલું કામ તો કે અઠડામણ ટાળો હવે આપણે અઠડામણ ટાળો એટલે શું કે આપણે જાણીએ છીએ કે આમ જતા છે ને સામે થાંભલો છે તો એમાં જે નફડાવાનું કામ શું તે વખતે આપણે તે ઠામલો ચૂકીને ચાલવું જોઈએ આમ બીજું adjust everywhere no matter what in any circumstances with anybody at any cost આ બહુ મોટું છે દાદા આગળ બી વાત કરી કે તમારે કઈ રીતે એડજસ્ટ બધા બધી જ જગ્યાએ એડજસ્ટ થવું પડે એમ પેલું કહ્યું ને કે સામેથી કાફલો આવતો હોય સંડ આવતો હોય તો પછી ડાયા માણસ હોય તો તે જાણે કે એ આપણને ઉછાળી મૂકે એટલે દૂરથી દૂરથી વળીને આઘાત થઈને ચાલવું એ રીતે આપણે એડજસ્ટ થવું આપણે ગામમાં રહેતા હોય ફળીઓમાં રહેતા હોય તો દરેક ગામમાં એવા બે ત્રણ નંગી એવા આવે કે તે જાણે આખા ગામનો આખા ગામના બાપા હોય તે પ્રમાણે જમે એટલે એની અમે કોઈથી થાય નહીં આપણે જાણીએ કે હવે એ છે તો પછી એની સાથે માથા દુખવાનું કામ નહીં મળે એને એને એને એને આ બાજુમાં રાખીને આપણે આપણું કામ આગળ વધારવું તો પહેલું અઠામણ તાળો બીજું એડજસ્ટ એવરીવેર હવે તમે અઠામણ તાળી બધી જગ્યાએ તમે એડજસ્ટ થઈ ગયા અને પછીઓ જો અફરાયા તો માની લો કે બન્યું તે ન્યાય જે બન્યું બન્યું તે જ ન્યાય તો પછી વાયડું મૂલકું માથું તૂટ્યું તો ભાઈ દાદા કહે ભોગવે તેની ભૂલ ભોગવે તેની ભૂલ એટલે આવું છે આ બધું બિલકુલ સાચી વાત છે અનુભવ બોલ્યા અનુભવ બોલ્યા આપણને એમ લાગ્યું પણ એ અનુભવ બોલ્યા કે હું જે જીવી રહ્યો છું તો હું તમને કહું છું સમજો હવે આ તો ખાઈ ગયા એમને તમે છતાં આવી રીતે જીવાનો વખત આવ્યો ને એ તો કોની જોડે જીવાય વાત સાચી છે બે માટે સાચું અને અનુભવ કહેવાય શું એટલે ભાવિક તો તાજે તાજો ભણ્યો છે પણ આવું બધું સમજજે કારણ પાંચ વાક્યો સમજાયા તે ખબર નથી પણ જ્ઞાન બધું મને લાગે ઉતાવળે હેરતા ચાલતા લઈ ગયો લાગે છે એટલે ગુજરાતીનું અને પ્લસ એનું એનો જ્ઞાન લેવાનો અનુભવ પાછો બહુ મોટો છે કેમ બોલ્યો ગમે તે હોય પણ શરમાવું તમારે ફ્લાઇટ પકડવાની હતી ને અમેરિકાની તો મારી ઘણી ઈચ્છા હતી કે હું જ્ઞાન લઉં કારણ કે મેં સાંભળ્યું હતું કે મારા માસી બધા પુલિન આનંદજી ને બધા પરેશ આનંદજી ને બધા કે જ્ઞાન લેવું જોઈએ પછી હું શિબિરમાં પણ આપણે ત્રિમંદિર સુરતમાં જવું એટલે બધા એવું તો મેં સાંભળ્યું હતું મને ખબર નથી કે શું હોય એવું પણ એટલે આપણે એવું ક્યુરિયોસિટી હોય ને કે બધા લીધું તો આપણે કેમ પાછળ લઈ જઈએ તો આપણે <laughs> આપણે લઈ તો મારી ઈચ્છા હતી પણ પછી મારે અમેરિકા આવવાનું હતું એટલે પછી મને એમ કે હવે તો કદાચ થશે નહીં પણ એટલું સારું થયું કે મારે જવાના જે મારી સાંજના ફ્લાઇટ હતી અને એટલે વહેલી સવારની ફ્લાઇટ હતી તો એ જ સાંજના પછી જ્ઞાનવિધિનું આયોજન હતું અને પછી ખબર પડી કે આ તે જ્ઞાનવિધિ છે તો નીકળતાના થોડા કલાકો પહેલાં જ જ્ઞાન લીધું અને પછી આવવાનું થયું અમને ખ્યાલ છે આ વાત એટલે આ વસ્તુ છે પછી જ્ઞાન આજ્ઞા રહી એને બાકી બાકી વસ્તુ થઈ ગઈ છે એ તમારે કામ કરવું છે આજે વાત કરેલી છે તમે કરો બધું કરો સમજાવશે એ બધું સમજી લેજે પછી આખું આ ભાવિકનું જીવન જીવવાનું ને કેવી રીતે જીવવાની રીત બતાવી છે પાંચ આજ્ઞાઓ ગઈ છે સમજી લેવાનું પેલી ચોપડી નાની આપજો ને માનસે સમજી જશે આ તો બનેલું છે અહીંયા આવે છે બધું સંભાળ બધી આવે અને એમના જે વાઇફ છે હમણાં બે વર્ષ પહેલા લગ્ન કર્યું માલવિકા એ મુંબઈ કોલેજમાં જે લોકો જોડે હતા ને પછી માલવિકા સિરાક્યુઝ ભણવા આવી માલવિકા શું સિરાક્યુઝ યુનિવર્સિટીમાં ભણવા આવી અહીંયા આ અહીંયા વર્જિનિયા ભણે પછીથી એ લોકો ભણવાનું પત્યા પછી પરણ્યા પણ પછી માલવિકા આવતી જતી એને જાણતી હતી એટલે તો વાત થઈ હતી આપતા પુત્રો સાથે પણ સત્સંગમાં આવે આ લોકો એ વખતે તો માલવિકાને અત્યારે બહુ જ્ઞાન લેવાનું મન છે એટલે એ એક ખાસ એને અત્યારે રિચમન્ડ છે અત્યારે રસ્તામાં આવતી હશે ને રિચમન્ડ છે હા એટલે લગભગ અઢી ત્રણ કલાક થાય અહીંયાથી પણ એને સોમથી ગુરુ જો એને પુરુષાર્થ એના માટે મળવો પડે જ્ઞાન શું છે તે સમજાયું છે બધી વાત સમજાઈ છે એની કિંમત સમજાય છે એની વેલ્યુ કેટલી કિંમત એવું સમજાયેલી છે જો એની વેલ્યુ સમજાઈ હોય તો પછી અહીંથી ઉડીને કંઈક જગાએ જઈને જ્ઞાન અમારો પ્રયોગ હોય ને તો આવીને લઈ જવું તો આજે કેલિફોર્નિયા તો બહુ પેલું હવાઈ હોનોર જેટલું અગતું નથી ને હા તો જરા બિસ્કીટ પડે કેલિફોર્નિયા તો આવ્યું તો અમે વીકેન્ડમાં રાખીએ છીએ શુક્રવારે જોબ પછી ફ્લાઇટ વડે બેસીને એ ન આવે પૂછ્યું જોઈએ કારણ કે એમને ઈચ્છા છે કે છે તો વાત કરી છે ખબર નથી એટલે જવાબદારી તમારી પાંચમી શનિવારે છઠ્ઠી રવિવારે રવિવાર સવારે બધું સમજાવી દઈએ છીએ બપોરે જે ફ્લાઇટ પર કે લાવી જાય કામ ચાલુ કરે આમાં કઈ ડિફિકલ્ટી રહે તમારી ફરજ નહીં તમને તમે આખી તમારી જોડે આખી જિંદગી રહેશે તમારે એટલું કામ નહીં કરવાનું તમારે નહીં આવવાનું ટિકિટ કરાવી નાખજે હો મેં મશીન ઓનલાઈન લઈ સસ્તી સસ્તી ટિકિટ લઈ જ હતી બે જણની એલે નહીં હા હા ફાઈવ સિક્સ એલે ફાઈવ સિક્સ ટિકિટ લઈને તમે આવજો અને ત્યાંથી બેસીને ક્યાં આપવાનું કહો તમને હા એવું પૂછી લઉં દીપકાનંદજી નું પછી પૂછી લેજો જતા પહેલા નંબર બસ લઈ હા આપણે કામ હોય તો આપણે ખબર છે ને આપણે કામ હોય અને કામ કેવું માઉન્ટેન ત્યાં આગળ છે ત્યાં લઈ જવું પડે તો માઉન્ટેન આગળ જવું પડે ને પણ કામ હોય ને આપણે તું અહીંયા એવું કહેવાય Muhammad has to go to mountain or mountain has to go to Muhammad. મોહમ્મદ જ્ઞાન આપવા સમજી ગયો તું કા ભણેલો છું તો આ બહેનો ખૂબ સમજી ગયા છે એમનું જીવન જેવું હોય છે ને થઈને પકડી લે છે એ કુદરત છે આ બધી કુદરત ભાઈ કઈ સમજે ને તમે સમજી લેજો સમજી લેજો હવે આપણે થોડુંક આમાંથી વાંચીશું એટલે તમને પોતાને ખ્યાલ આવશે થોડો કે આપણું જીવન શું છે જ્ઞાન શું છે આજ્ઞા શું છે અને આપણી સચ્ચી આઝાદી શું છે ના ગમે એ બધું જમે કરી લેવું અને ગમે એ બધું બધાને આપી દેવું ચાલ ભાવિક આ સમજ સાંભળ્યું તે રોડ ટિકિટ જોતો હતો <laughs> ધ્યાન આપતો આપણે કેટલા ક્યાં આવે જ્ઞાન રાખ્યું છે લઘુના બુટ્સમાં લઘુના બુટ્સ કરીને જગ્યા છે એમાં લઘુરાબલ કહેશો ત્યારે આવી શકાશે ત્યાંથી એ એ બધું ગોઠવાઈ કરી આવશે ના ગમે બધું જમે કરી લેવું અને ગમે બધું બધા આપી દેવું તને વાત ગમે સાંભળ્યું ગુજરાતી મુશ્કેલી સમજણ પડી ના ગમે બધું જમા કરી લેવું અને જે ગમે એ બધું વેચી દેવું બધાને દઉં આપે છે બધાને આપી દઉં એ વાત ગમી તને ના તો જમા કરી લે આવું આવું જીવાય ખરું કે વાંધો છે હવે સહેલું બોલીએ છીએ હું શુદ્ધાત્મા છે બોલવું પડે છે માટે એને શુદ્ધ વિકલ્પ કયો બોલવું નહીં પડે ત્યારે તમે શુદ્ધાત્મા થઈ જશો સમજાયું તને એટલે ત્યાં સુધી રોજ કરવા પડે દારામાં થોડું હું ભાવિક છું નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું આ વ્યવહાર એટલે કે વ્યવહાર દ્રષ્ટિ એટલે આખો રૂપ સમજાયું ને અને નિશ્ચય દ્રષ્ટિ એટલે શુદ્ધાત્માનો પ્રકાશ જ્ઞાન જેવું જાણું પ્રકાશ છે ને એ રીતે બોલવું કરવું શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા એ શુદ્ધાત્માનું જો સ્મરણ રહ્યા કરે તમને તો એનું સતત આવી જાય અંદરથી અંદર કામે ચાલે અંદર ચાલ્યા કરે મારા મોડેથી બોલવાની જરૂર અંદર ચાલે ધીમે ધીમે થઈ જાય તો તમે બિલકુલ અંદર નેચરલ થઈ જાઓ લિવિંગ તમારું અને તમે અત્યારે અમેરિકામાં કામ બધું કરો છો ને એ કામ તમારા માટે એટલું બધું એફિશિયન્ટ થઈ જાય બહુ સુંદર થઈ જાય અને લોકો ખુશ થઈ ગયા બધા અને તમે તમારા હાયર બધાની આંખોમાં ગમુસાવું તમે રહો સમજે શુદ્ધાત્મા સતત સ્મરણ ઠાકોરભાઈ એ સહજ આત્મા પ્રગટ કરે છે શું કહ્યું શુદ્ધાત્માનું સતત સ્મરણ એ સહજ આત્મા પ્રગટ કરે છે સહજ આત્મા પ્રગટ કરે છે એટલે આત્મા સ્વભાવથી સહજ છે પરંતુ શરીર સહજ નથી શરીર સહજ નથી સહજ એટલે નેચરલ શું કહ્યું હા નેચરલ નથી એટલે એને નેચરલ થવા માટે આ રીતે આમ રાખ્યા સમજાયું ને અને એને નેચરલ થવા માટે આ ના ગમે બધું જમે કરેલું એટલે કે આપણે વ્યવહારમાં કહે છે એવી રીતે નહીં અંદરથી રાખવાનું અને ગમે બધા આપી દઉં એટલે આપણે ચીટકે નહીં એવું અને છતાં બનવાનું ખરું ભાવીથી બધું બનશે હમ બધું જ બનશે ગમે આપી દેવું એટલે કે તારે ખાવા બેવા હોય એ તો બધું રહેજ કરવાનું છે ને એવી રીતે કરશે હવે બધા વાત કરો પછી આ નહીં કરવું બોલો કંઈ કઈ ભાઈ અમને બેન ઠાકોરભાઈ છેલ્લી જે વસ્તુ કીધું કે ભોગવે તેની ભૂલ એ અમને સમજ ના પડી બંને બંને મને તો ખબર જ નહીં પડી ગુજરાતીમાં કીધું અચ્છા એટલે કે the sufferer is at fault શું એનું ઇંગ્લિશ શું the sufferer is At at fault English direct હવે અન્ડરસ્ટેન્ડ નહીં થયું તો saying the sufferer is at fault but then તમારો થર્ડ પોઈન્ટ શું હતો કે નો સેકન્ડ પોઈન્ટ હતું કે એડજસ્ટ કરો એડજસ્ટ એડજસ્ટ કરીને તો પણ થોડું સફર થાય રાઈટ એડજસ્ટ કરીને સફર ના થાય એ તો સમય ઉડી જાય બધું એડજસ્ટ ના કરે તો કોન્ફ્લિક્ટ થાય ફ્રિક્શન બધું થાય દાદાજી એને હિન્દી સમજ પડે છે હિન્દી હા અને ઇંગ્લિશ વધારે વોટ હેપન વોઝ જસ્ટ બન્યું છે ઠાકોર તમે ઇંગ્લિશ વાત કરો એ third What the you is this case? Look, talk on this. Park जो समझा हिंदी एक्सप्लेन नहीं हिंदी हिंदी when you can sufferer is at fault that is it's તો ટ્રુ છે ઓકે પણ અહીં એક્સપ્લેન કરો લાઈક two તમારું three, નંબર ટુ એન્ડ થ્રીમાં પણ થોડું સફર તો થાય like you are having some inconvenience natural law that uh, if you have done nothing, if you are everything all right, then nothing can happen to you. But say you have created a problem, then automatically you have to face the problem. Sorry because there is a problem. When there is a problem, there is not only one thing. There might be a couple of things or a couple of people. So when that problem comes, those couple of people has to resolve it. They have to solve it. Mm-hmm. Okay. one point number four, sufferer is at fault. Sufferer is at fault, yeah. If I what it says that uh, See, the guy who is suffering, he is at a fault. He is at a fault. That's the reason he is suffering. Not, not the one who is causing you suffering. Presently, at the point of someone causing you suffering, who is suffering? He is causing you suffering because he takes pleasure in that. And you are suffering because you feel that, oh, what this fellow is doing to me without my fault. દાદાએ કહ્યું છે કે the guy who has a, created a problem of suffering, so that he is a નિમિત્ત અને દાદાએ કહ્યું છે કે ને બચકા નહીં ભરો નિમિત્ત એન ઇન્સ્ટ્રુમેન્ટ દાદા નામ વાક્ય છે કે સ્ટાન્ડર્ડ વાક્ય નિમિત્તને બચકા નહીં ભરો એ નિમિત્ત બન્યો એનો અર્થ હતો કે એ એને જ કરવાનું હતું સમ he, his mind of it doing that. Thing. Like he, he might not be at the fault. If postman brings you black bad news, very sorrowful news. Right. Is it the fault of the postman? No, or the no, bad news that comes to you you suffer, your fault. It is not the fault of bad no. news. अपना अभी मुझे समझ में आया suffering is through through somebody but because it it is our own account when it comes to us. So from inside, it, from inside you understand yourself. Oh, my own, what I suffering was caused by me in the past has come to me through some instrument, whichever way. For him, when he will be caught anyway by doing such a fault, for him the world is there to take care of. But for the present, who is suffering? Is this everything is nothing but अपना हिसाब है अपना ही हिसाब है जो कुछ बनता है वो अपना ही हिसाब है What's your good name? Vishit. Hmm? Vishit. Vishit. Vishit. Vishit. And that is Vishit. So basically, this was. for wish it for his living, whatever happens to wish it from any quarter, living or non-living, do you follow? And more particularly from your closest relation, which is your closest relation? Immediate, next closest, lifelong relation. My mom? Lifelong, I say. Lifelong. Mom is, a, is she, she's older now. Oh, my. Li- hmm? Hmm. Exactly of my age, it's myself. Uh, no other relation you have got. Are you married? Yeah. so, so, but there you Where is she? She's right here. <laughs> My relationship to her has been established four months ago. Would she get hurt in the very presence you are present like that? દાદાજી એ લોકો ચાર મહિના પહેલા જ પરણ્યા છે હજી અને એ પોતે આ વિશિત અને જૈન પૂતગલ જૈન ફેમિલી જૈન સંસ્કાર છે અને વૈષ્ણવ સંસ્કાર છે બે મમ્મી અને આમ તો પુત્ર દર વખતે આવે તે બધાને મળતા છે that is more important that inquisitiveness to learn has to be there આ બધા છોકરાઓ આવે સત્સંગ છે very good very good who is your relation next immediately very very શીખ She's right here. I don't understand the question. Like question means wishit. Wishit. I wish it. I am living as I wish it. And whatever happens to me as wish it, I wish it. From any quarter. Either more basically from your teacher, life teacher you may call him wife, but you won't learn from her. I will. You sure? Or you will teach her? Give and take. you understand? So whatever happens to you, same way for her also, from any quarter, a human being, human any, not necessarily home relation. Huh? Hmm? or non-living, whatever. Something, something falls on you. Some you are getting dashed or whatever. That happens to you to visit as per your whole account, and you are fully accountable for all that happening by yourself. You are whole and soul responsible for whatever happens to you as vishit, from any quarter in the life, from outside as well as from inside. Inside means your mind thoughts will come which some you may like and some will be weird and so many things may come. What So who is sending that thoughts? You understand? You cannot blame anybody else. Huh? And neither you can blame vishit. Hmm? Otherwise, Vishit will be depressed. Would you like to depress Vishit? No, no, no, no. When Vishit gets depressed, you just make her, huh? all right. <laughs> that is how it is. You are whole and so responsible for whatever happens to you as well as to you both and to everybody in the world. Hmm? Because everybody in the world is accountable for one's own self, for one's own good. One's own good. For what reason for one's own good? Because when it is for one's own good and one understands that way, he will live his life in such a way that he will be good to everybody, basically your wife, and to all relations, mom, pop, everybody, brothers, sisters, and outside also, at job, service, everywhere. But this living is from inside, at heart level, understanding type. Do you understand? At from heart level outside Vishit has to play the drama in the world, whichever way the world is living. You have to. Hmm? Drama, life is a drama. Right from birth till end. Throughout it is lived out as a drama. But nobody does anybody know that. It is a drama, yes. Huh? Yes, we are all playing a part in our Something. I should remember that. And that is what he said on these four types. That way you have to give. That heart by understanding. And every day he is living, he is a very experienced civil engineer, retired one, retired one. And all the experiences that has come for so many years. But even then, right in the morning as he gets up, immediately he will say this. And he spoke I closed eyes and all that, and we were relishing. Actually, he was speaking like that. He was speaking out his own experience. Do you listen? So that way, gradually you go on understanding, understanding, understanding. Very understanding is your own experience of your life. To live, live in a manner as not to hurt others. Hmm? Unless you cause hurt to your own self, you cannot hurt others. Therefore, you have to take care of yourself first, hmm? and then along with that parallel, you have to take care of her also. Every Every So also you Hmm? Then and then your mutual living will be very happy, happy. It will be happiness factor. You see? Right? Everybody seeks happiness or unhappiness. You reply. It's not. All over the world, nobody seeks unhappiness. No, ask him. Is it the same answer for you? Ask him. Same answer, no? Yes. Therefore, first, you have to live in such a way that you live for the happiness of others. And by doing living so, you yourself become happy very at that point itself. by projecting happiness. It starts, the function of, function of happiness starts at the epicenter, original point, because it originated from you. You understand? आपको आप सबको सुख देने का दिल से भाव करो तो आप सुख देने का भाव किया आपके अंदर गया तो आपके सुख ही मिलेगा लेकिन आपके अंदर किसी का दुख देने का भाव तो है ही नहीं और कभी आपसे दुख हो भी जाएगा किसी को तो बहुत तो नहीं था कैसा हुआ हुआ तो उसी समय हमें समझ लेना चाहिए कि गलती हो गई गलती हो गई है कि नहीं हुँ? हम्म? सो गलती हो गई सा उसको आपको दुख होता है वो भी एक सफरिंग तो है ना कि नहीं है, पहला वर्ड तो नहीं निकला समझ नहीं गया तो समझ तो नहीं होगी लेकिन समझ जाएगा कि विषित है अभी कुछ गड़बड़ है उसको कोई भी समझ सकता है समझे ना ऐसी बात है બધાજી, હવે આપ rest કરો બે કલાક થઈ ગયા દીપક આનંદ અડધો કલાક Ah, you Vivekanand. And then Swamiji will talk to you and you also. Huh? It's a Bhavik. Bhavik name. huh? So, so દાદા બીજી રિક્વેસ્ટ આ મેરીલેન્ડ વર્જિનિયામાં એક સેન્ટર ચાલુ કરવું જોઈએ look here, રેગ્યુલર સત્સંગ look here, you, you young, young, young, people, young guys. Go get blessings all Maryland Devi, Devi, Devi, just keep it so that the sound will come. Continue. No, no, uh, okay. Look here. It will become easy. ભાઈ પકડી રાખવું પડે ને. હવે શું છે તેમાં કોઈ નમતા શું છે તો? તમે શું કહેવાનું દાદા જે વર્જિનિયા મેરિલેન્ડ એક સેન્ટર હવે ચાલુ કરવાનું છે અને રેગ્યુલર સત્સંગ અને આપના બ્લેસિંગ્સ બસ Pranav we are handing over the responsibility of Virginia. It is called Virginia. Virginia, Maryland district. Virginia, Maryland. Under, huh? under the leadership of Thakurbai. You need not meet personally. But on phone and communication also, you, you guide them, please. Sure. So let their center be there. Yes. Hmm. Sometimes, at least once in a while, you can go there also for sure, Once in a while, he will also come with his team there, here. Like that you do, and let the satsang happen hmm. in, a regular fashion, periodically, as how, but you have to decide that, either weekly or fortnightly, I just don't know. It depends upon your work and how much you will be ready to work. If it is weekly, it will keep you very fresh. And on a job and work, you will uh, experience yourself to be more efficient towards the work also. And live in home living also. Do you understand? It's up to you to decide. So today we bless you all for to have satsang. See, he told. that Saturday and Sunday we are seven families with, with together. But they are uh, retired ones, no? But that's different. But these are young and very young. So that way you can fix it, uh, not weekly, but it may be અમારો દાદાજી એવું કહું છે કે આપણો fortnightly or once in a month also, whatever you may decide. આપણો જે ઓનલાઈન સત્સંગ થાય છે દર મહિને તે અમે ત્રણ ભેગા થઈએ અને જે એક પછી એક બીજાના ઘરેથી પણ ઓનલાઈન સત્સંગમાં યુથ સાથે બધા જોઈન થઈએ તો એ અમારે કન્ટિન્યુટી એ રીતે રહે that is up to you એટલે યુ વિલ એગ્રી હા do you agree you you you you you બીજું કોઈ છે એટલે પાછળ તું આવી શાહ ઓય શાહ <laughs> ઓય સિયન I will call you CN now. <laughs> ત્યાંથી જ્ઞાન પહેલું મળે ના કોલ યુ સીએન બહેનજી બહેનજી તારો બહેનજી જેવી દેખાઉં બહેનજી જેવી દેખાઉં એટલી વાઇઝ દેખાવું છું હિન્દુમાંથી તો તમે કરજો it is for your own benefit you are not going to for anybody's favour for your own good હા કમ આઉટ ત્યાં સમજજો બધા અને સ્વા- સ્વામીજી છે ગમે ત્યારે you can communicate with him email wise everyone and he will give you a response you understand you have to take his uh, email etc તમે બધું They આપજો have- so morning I am leaving so therefore I will go for rest and we'll talk first still there is time for 20 minutes 25 minutes ಜೈ ಸಚ್ಚಿದಾನ ಜೈ Okay. Now my blessing to all of you. Huh? You are all young guys. Huh? And uh, oh, everybody expects nice life and living from all of you. So you carry heavy burden on your shoulders, which does not carry any weight. Burden is that which is very light in nature. You don't laugh at me. I'm not. I'm trying to listen and understand. that is called burden. That is called responsibility. Huh? But you, oh, I am responsible. So you make yourself make yourself burden more with weight. No, no, no. Take it lightly, naturally, and go ahead. Hmm? Jai